આજે આપણે જે ગરડા પ્રથમ પ્રકરણનું પચીસમું વચનામૃત વાંચ્યું આખું વચનામૃત બે બાબતના નિરૂપણ ઉપર કેન્દ્રિત છે પહેલી બાબત છે ભગવાનના ભક્તને પૂર્ણકામપણું ક્યારે મનાય <coughs> પૂર્ણ કામ પણ હોય એટલે કૃતાર્થતા ધન્યતા પરિતૃપ્તિ ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ જેવી ભાવના ભક્ત આઠે પહોર પરમાત્માના આનંદ રસથી છલકાતો હોય એવું ભક્તને ક્યારે મનાય તો એ બાબતની જે વિસ્તૃત ચર્ચા છે એ તો આપણે વિશ્વ મંગલ મહોત્સવમાં સાંભળી છે હવે બીજી જે બાબત છે તે બે પ્રકારે સમાધિ થાય છે એનું નિરૂપણ શ્રીજી મહારાજ સમજાવે છે સમાધિ બે પ્રકારે થાય છે પહેલો પ્રકાર છે અષ્ટાંગ યોગથી સમાધિ થાય છે અષ્ટાંગ યોગ એટલે અષ્ટ અંગ અષ્ટ એટલે આઠ આઠ અંગે યુક્ત જે યોગ સાધના તેનું નામ અષ્ટાંગ યોગ આઠ પગથિયા છે સ્ટેપ્સ છે આઠ એક એક ક્રમે ક્રમે ચડવાના છે ત્યારે સમાધિની સ્થિતિ પ્રાપ્ત થાય છે એ આઠ અંગ યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન સમાધિ આટલી લાંબી યાત્રા છે કઠણ માર્ગ છે પેલું પગથિયું છે યમ યમ પાંચ પ્રકારના છે સત્ય અહિંસા બ્રહ્મચર્ય અસ્તે અને અપરિગ્રહ આ પાંચની અંદર દ્રઢતા પ્રાપ્ત થાય ત્યારે આગળ વધાય સત્ય કઈ રીતે પાલન કરવું ગમે એટલું નક્કી કર્યું હોય કે સાચું બોલવું છે મનસા વાચા કર્મણા સત્યનું પાલન સાચું બોલીએ તો ઘરમાંય ડખો થાય ભાઈ ભાઈમાં ઝઘડો થાય એક જણો નોકરી કરતો હતો એટલે શેઠની પાસે રજા માગી બપોરે કે શેઠ સાહેબ મારે ઘેર જવું પડશે મને અડધા દિવસની રજા આપો શેઠ કહે કેમ ભાઈ શું છે તો મારી પત્ની બહુ બીમાર છે એટલે મારે જવું પડશે પેલો કે યાર કેવી વાત કરે છે હું તને મેસેજ જ આપવા આવવાનો હતો અડધા કલાક પહેલા જ તારી પત્નીનો ફોન આવ્યો હતો કે હું ખરીદી કરવા બજારમાં જાઉં છું અને ત્યાંથી બેનપણીને મળવા જવાની છું તો હું ઘેર મોડી આવીશ આટલો મેસેજ આપજો અને તું એમ કે છો કે મારી પત્ની બીમાર છે ને મારે મળવા જવું છે ને તબિયતની જાળવણી કરવી પડે એટલે પેલો દાંત મેંડા કાઢે શેઠ કે દાંત શું કાઢે તો કે સાહેબ સાચું કહું હજી મારા લગ્ન જ નથી થયા તો ફોન ક્યાંથી આવે એ કઈ સાચું બોલે નહીં હામ હામાં ગાળિયા નાખે ત્યારે કાંઈક વ્યવહાર હાલતો છે સત્યનું પાલન થાય તમને જ કોઈ પૂછે કેટલા લાખ દબાવ્યા છે આ કોઈ બોલે પેલે પગથિયે જ બધા ખડી જાય અહિંસાનું પાલન મન વચનથી કોઈને પીડા આપવી નહીં બ્રહ્મચર્યનું પાલન કેટલું દ્રઢ જોઈએ અસ્તે એટલે કોઈનું ચોરવું નહીં કોઈનું પડાવી લેવું નહીં અને અપરિગ્રહ એટલે કશો સંગ્રહ નહીં ત્યારે આ માર્ગે હજી પેલું પગથિયું ચડાય પછી બીજું પગથિયું નિયમનું નિયમ પાછા પાંચ પ્રકારના શૌચ સંતોષ તપ સ્વાધ્યાય અને ઈશ્વર પ્રણીતા શૌચ એટલે પવિત્રતા શારીરિક અને માનસિક બાહ્ય અને આંતરિક બંને પ્રકારની પવિત્રતાનું જાળવણી થાય એવી રીતે નિયમ પાલન કરવું એવા નિયમની જાળવણી કરવી સંતોષ એક મર્યાદાની લીટી દોરી લે જીવન નિર્વાહ માટે દેહ નિર્વાહ માટે આટલી આટલી જરૂર છે એનાથી વિશેષની મનમાં ઈચ્છા જ ન થાય અને કોઈની ઈચ્છાથી મળે તો પણ સ્વીકાર કરે નહીં એવું સંતોષ બાબતે નિયમ પાલન કરે ત્રીજું છે તપ છે યુક્ત આહાર વિહાર આહાર અને નિદ્રા એમાં તપ કરવું પડે <clears throat> તપની સાધના ન હોય તો આ માર્ગમાં આગળ વધાય નહીં સ્વાધ્યાય નિયમપૂર્વક સત્શાસ્ત્રોનું શ્રવણ મનન પઠન કરવું નિયમપૂર્વક અને પાંચમું ઈશ્વર પ્રણિધાન એટલે ઈશ્વર પોતાના ઈષ્ટદેવ હોય એની સ્તુતિ પ્રાર્થના અર્ચન પૂજન નિયમપૂર્વક કરો એમાં કોઈ બાંધછોડ ન થાય ત્રીજું પગથિયું છે આસનનું આસન એટલે સ્થિર રીતે અને સુખરૂપ બેસી શકાય એવા આસનમાં બેસવું તો વાળીને બેસો પદ્માસનમાં બેસો સુખ આવે અને આ સાધના માર્ગ છે એટલે ટટ્ટાર બેસવું પડે ડોક કરોડરજ્જુ પીઠ ટટ્ટાર રહેવા પડે આસનની સાધના ત્રણ કલાક એક આસનમાં તમે બેસી શકો ત્યારે આસન સિદ્ધ થયું કહેવાય પછી આવે પ્રાણાયામ પ્રાણ એટલે પ્રાણાયામ એટલે શ્વાસ પ્રશ્વાસનું નિયમન પૂરક કુંભક અને રેચકની જે પ્રક્રિયાઓ છે ત્યાંથી પ્રારંભ કરીને જુદા જુદા અનેક પ્રકારના પ્રાણાયામ છે એ યોગ્ય રીતે પ્રાણાયામની સાધના કરીને શ્વાસની ગતિ ઉપર નિયમન સાધવું અને શ્વાસને મંદ પાડવા કઠણ સાધના છે એ પ્રાણાયામની સાધના પછી પ્રત્યાહાર પ્રત્યાહાર એટલે ઇન્દ્રિયોની વૃત્તિ ચિત્તની વૃત્તિને અંતર્મુખ કરવી બહાર ભટકતી વૃત્તિને પાછી વાળવી જ્યાં જ્યાં જાય ત્યાંથી પાછી ખેંચીને અંતર સન્મુખ કરવી આ પ્રત્યાહાર છે આહાર અને પ્રત્યાહાર અનુલોમ અને પ્રતિલોમ પ્રત્યાહાર એટલે પાછા વળવું આહારને ઇન્દ્રિયોનો જે આહાર છે એને પાછો વાળો અને હૃદયાકાશમાં વૃત્તિને સ્થિર કરે હૃદયાકાશ એટલે ઘણા લોકો આટલું જ સમજે છે એવું નહીં હૃદયાકાશ એટલે આ પૂરો પ્રદેશ છે એ હૃદયાકાશ છે આના મધ્યસ્થ કેન્દ્ર છે કરોડરજ્જુમાં એનું બિંદુ છે ચક્ર છે એટલે પૂરો એ આ જે પ્રદેશ છે હૃદયાકાશ છે એ હૃદયાકાશમાં વૃત્તિઓને સ્થિર કરી ત્યાર પછી ધારણા એ હૃદયાકાશમાં પોતાના ઈષ્ટદેવની મૂર્તિને ધારવી દેશબંધ ચિત્તસ્ય ધારણા નિયત કરેલા દેશ પ્રદેશમાં જ ચિત્તને ફરવા દેવું એનું નામ ધારણા જેમ પશુને ખીલે બાંધી દો પછી એટલામાં જ ફરે એમ હવે અંતર્મુખ કરેલી વૃત્તિને મૂર્તિનો ખીલો આપી દેવાનો શ્રીજી મહારાજે કહ્યું કે મૂર્તિ રૂપે ખીલે આવ્યા છો કે નહીં એ મૂર્તિમાં જ ચિત્ત ફરે ફરે એટલે નખથી શિખા પર્યંત ભગવાનના સ્વરૂપનું દર્શન નેત્રમાં કર્ણમાં નાસિકામાં મુખમાં ઓષ્ટમાં એવી રીતે નીચે ઉતરતો ઉતરતો ચરણની આંગળીઓ નખ બધું જ નિહાળે પણ મૂર્તિ છોડીને ક્યાંય જવા દે નહીં નીચે ઉપર નીચે ઉપર એમાં જ રમે એટલો જ દેશ એને આપી દેવો એ ધારણા કહેવાય એટલે આપણે જે બધા કે છે ને કે ભાઈ અમે તો ધ્યાન કરીએ છીએ બે કલાક શું કરો તો કે ચિન્હ ચિંતવીએ એ ધ્યાન નથી એ ધારણા છે કારણ કે એક મૂર્તિમાં ચિત્ત હલે ચલે છે એના પછી ધ્યાન આવે છે અને ધ્યાનમાં સમગ્ર મૂર્તિને એક સાથે વૃત્તિને ડગાવ્યા વગર નિરખવી અને સ્થિર કરવી એનું નામ શું છે ધ્યાન એટલે બાર સેકન્ડ તમે વૃત્તિને મૂર્તિમાં રાખો અને એવી બાર ધારણાઓ થાય બાર સેકન્ડની એક ધારણા અને બાર બીજી એવી બાર ધારણા બાર બાર સેકન્ડની એકસો ને ચુમ્માલીસ સેકન્ડ થઈ બાર સેકન્ડની એક ધારણા બાર સેકન્ડ તમે જો આમાં રહી શકતા હો તો એક ધારણા સિદ્ધ થઈ મૂર્તિ સિવાય બીજો ઘાટ ન થવો જોઈએ મૂર્તિમાંથી વૃત્તિ જવી ન જોઈએ બાર સેકન્ડ વાત તો નાની છે પણ બીજી ત્રીજી સેકન્ડે મનજીભાઈ ત્યાં ન હોય ખરું ને પણ બાર સેકન્ડ વૃત્તિ મૂર્તિમાં જ હરે ફરે અને એવી બાર ધારણાઓ થાય ત્યારે ધ્યાનમાં પ્રવેશ થાય અર્થાત અઢીથી ત્રણ મિનિટ જો આવી રીતે મૂર્તિમાં ચિત્ત રહી જાય તો ધ્યાનમાં પ્રવેશ થયો એવા બાર ધ્યાન જ્યારે સિદ્ધ થાય ત્યારે સમાધિમાં પ્રવેશ થવાનો યોગ્યતા મળે એટલે પાંત્રીસ થી ચાલીસ મિનિટ મૂર્તિમાં ફરતી વૃત્તિ નહીં હવે તો પાંત્રીસ થી ચાલીસ મિનિટ કોન્સ્ટન્ટ એક પ્રવાહિતાથી મૂર્તિને સમગ્ર રીતે જોઈ નિરખી ત્યારે સમાધિને યોગ્ય ચિત્ત થઈ પ્રવેશ મળ્યો હજી અભ્યાસ તો હજી બાકી છે પછી દીર્ઘકાળ સુધી સાધના કરે ત્યારે એ ચિત્તવૃત્તિ સંકેલાઈ જાય ચિત્તની વૃત્તિ પોતાના સ્વરૂપમાં લય પામી જાય ચિત્તવૃત્તિનો નિરોધ એટલે લય થઈ જવું એ વૃત્તિ પોતે લય પામી જાય ત્યારે ચિત્તની ઉપાધિ ટળી જાય અને ચિત્તથી જીવ જુદો પડી જાય આ સંસારનું વળગણ અને દેહનું જે વળગણ છે એ ચિત્ત ચોંટ્યું છે એટલે છે ચિત્તમાં સઘળો સંસાર છે ચિત્તને મહત્તત્વને એકતા છે મહત્તત્વમાં જેમ પૂરું એ બ્રહ્માંડો રહ્યા છે એમ ચિત્તમાં સમગ્ર સંસાર આપણો રહ્યો છે એટલે ચિત્તની વૃત્તિ ચિત્તમાં શમી જાય ત્યારે જીવ ચિત્તની ઉપાધિથી રહિત થયો અને ત્યારે પોતે પોતાના સ્વરૂપને પ્રાપ્ત થાય છે બ્રહ્મનો સાક્ષાત્કાર થાય છે અત્યંત તેજોયુક્ત પોતાના સ્વરૂપને પોતે અનુભવે છે અને સમગ્ર ઉપાધિઓથી રહિત થાય છે અને સમાધિની દશા પ્રાપ્ત થાય છે દેહથી સ્થૂળ સૂક્ષ્મ કારણથી પર જતો રહે હવે એને કશું ચિત્તની ઉપાધિ નહીં હોવાથી દેહની કોઈ ભાન નથી આવી સમાધિ સ્થિતિ છે કેટલી અઘરી પેલી બાબત તો એ છે સ્થળ જોઈએ હજી કઠણાઈ જોવો યોગ્ય સ્થળ જોઈએ શક્ય હોય ત્યાં સુધી એક જ સ્થળ જોઈએ રોજ મુકામ બદલે એનું કામ નથી ઘણા છોકરા બેઠા હોય ને દસ પંદર મિનિટમાં પાંચ જગ્યાએ વાંચવા બેસે અને ઘણાને તો ફોન આવી આવીને ઘંટડીઓ ઠરી જાય તોય જડે જ નહીં ક્યાં ગોતવા જાઓ હરી તારા નામ છે હજાર કે નામે લખવી પંકોત એક જ સ્થળ અને એ શાંત કોઈ જાતના વિક્ષેપ રહિતનું શેરમાં કામ થાય નહીં અમથા ઋષિ મુનિઓ જંગલમાં ચાલ્યા જતા હશે એટલે આપણે કોઈ મોટા શેરના કામના રહીએ નહીં સ્થળ શાંત છે યોગ્ય બહુ મજાનો વચરામર છે જેટલું ધ્યાનથી સાંભળશો એટલો આનંદ આવશે આપણે કોઈને બધાને સમાધિ નથી કરાવી દેવાની સમાધિ તો છે જ થાંભલે બેઠા છે અને તરત થઈ જાય છે એને તો ઉખેડશો તો નહીં ઉખડે પણ અંદરથી કંઈક લેવા જેવું બહુ આવશે એટલે એમ નહીં માનતા કાં તો સમાધિ પ્રકરણમાં ક્યાં લોચે ચડ્યા ઘણા પ્રશ્ન થાય ને કોઈ થવાની નથી હું કામ ચોળવું પણ અંદર સાર છે સાર વગરનું થોડું ચોળીએ સ્થળ જોઈએ યોગ્ય શાંત સ્થળ જોઈએ પથરા તોડાતા હોય રેલવેના ખટખાટ ખટખાટ ખટખાટ ખટખાટ અવાજ થતા હોય આવાજો ને ડબારા પડતા હોય એમાં કઈ થાય નહીં સમાજ સ્થળ શાંત જોઈએ પવિત્ર નિરવ જોઈએ સ્થળ યોગ્ય જોઈએ સમય નિયમિત હોવો જોઈએ નિયમિત સમયે નિયમિત સાધના થવી જોઈએ પ્રાયોરિટી <coughs> જ આને આપવી પડે એ બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠી જવું અને પ્રાણાયામથી બધું ચાલુ કરવું કરવું હોય તો કરે <coughs> સ્થળ સમય સ્વાસ્થ્ય ખખડી ગયેલા શરીરમાં બિચારા વૃદ્ધો શું કરે સીધા બેસી શકે નહીં એ આસનમાં શું કરે આ કડાકા બોલતા હોય કેડમાં ખટાકા બોલતા હોય છીંક આવે તે ચોકઠા નીકળી જતા હોય હવે બિચારા ક્યાં કરે આમાં હે સ્વાસ્થ્ય જોઈએ ને પ્રાણાયામ કરવો હોય સળેખમથી શરદીથી નાગ લુમા જુમા હોય ગુંગળામણ થઈ જાય પૂજન થતું હતું તો ઓલા પુરોહિત કે ચલો પ્રાણાયામ કરો તો ઓલો કે પ્રાણાયામ નહીં થાય તો કા તો કાંઈ ઓપરેશન કર્યું છે પડદો કાઢી નાખ્યો છે બે લાઈનો ચાલુ છે આમાં ડાબા જમણું કાંઈ ફેર નહીં પડે કે સ્વાસ્થ્ય જોઈએ બેસવાની ક્ષમતા જોઈએ સ્ટેમિના જોઈએ ને કલાકો સુધી બેસવાનું છે ઘડી બેસતા હોય પગમાં <coughs> ખાલી ચડી જતી હોય એનું કામ નથી સ્વાસ્થ્ય જોઈએ સાવધાની જોઈએ નહીતર પ્રાણ ક્યાંક લોચે ચડી જાય આ તો બહુ જટિલ માર્ગ છે ઉલમાંથી ચૂલમાં જાય હવે એક જણો સાધના કરતો તો અમને વૈદરાજ મળ્યા હતા એમની પાસે એવો પેશન્ટ આવ્યો હતો હવે એ આમ સાધના કરતા છે ને એમાં એના દરવાજા ઉપર કોઈ જોરથી કંઈક પથ્થરો ફેંક્યો હવે આ શાંત થયા હોય અને શાંત હોય વાતાવરણ ત્યારે અવાજ નાનો પણ અનેક ગણો મોટો સંભળાય તે એવી ડગળી ચહકી ગઈ કે પ્રાણ ઠેકાણે લાવવો કઠણ પડે એટલા માટે પાંચમી બાબત છે સદગુરુની આવશ્યકતા સાવધાની પાંચમી બાબત સદગુરુ એની સંપૂર્ણ દેખરેખ નીચે આ કરવું પડે કે ચોપડીમાં વાંચીને મંડી જાય તો પછી જેમ ખારી સિંગ ખાય એને કેમ દાણો અહોત્રે વયો જાય ઘણી વાર એમ પછી આ સમાધિ અહોતરે વહી જાય સદગુરુની હાજરી હોવી જોઈએ અને છેલ્લી બાબત છે તે કે સંન્યાસ હોવો જોઈએ લોકરો વાત પ્રવૃત્તિ વાળાનું કામ જ નથી તમે ભાઈ ઘડી છોકરા રમાડો ને ઘડી કા કરો ને ઘડી કા માસીબા કેમ છે ફઈબા કેમ છે કઠણ છે અને જેને જેને આ સાધના કરી હશે તો સંસારમાં રહીને પણ સંન્યાસી એ વગર આ સાધના થાય નહીં આટલી કઠણ છે આટલી જાળવણી પછી સમાધિ થાય તો થાય નહીતર ધ્યાન ધારણા સુધી પહોંચે અને સમાધિ થાય તો પાછા ત્યાં સમાધિના બે પ્રકાર છે સવિકલ્પ સમાધિ એટલે સંપ્રજ્ઞાત સમાધિ અને બીજી નિર્વિકલ્પ સમાધિ એટલે અસંપ્રજ્ઞાત સમાધિ બે પ્રકાર છે સવિકલ્પ સમાધિમાં ધ્યાન કરનારો અને ધ્યેય એટલે ભગવાનનું સ્વરૂપ એ બંનેની ભિન્નતાનું દર્શન હોય છે પોતે ભક્ત પોતાને સમજે ભાન હોય કે હું ભક્ત છું અને આ ભગવાન છે એ સવિકલ્પ નિર્વિકલ્પમાં કેવળ ભગવાનની મૂર્તિમાં લીન થઈ જાય વૃત્તિ હું ધ્યાન કરનારો છું એવું પણ ભાન ન હોય હું બ્રહ્મરૂપ ભગવાનનો ભક્ત છું એવું પણ વિલીન થઈ જાય ત્યારે નિર્વિકલ્પ સમાધિ છે આ કહેવાનો આશય મારો એ છે આ કઠણ માર્ગ તમને ખ્યાલ આવ્યો કેટલો છે સમજાયું હવે મધુર વાત મારી કેવી છે કે આવા નિર્વિકલ્પો સમાધિ થઈ હોય નિર્વિકલ્પ સમાધિ એક તો સવિકલ્પ વાળા ન મળે એવા સવિકલ્પ વાળામાંથી કોઈ એકાદ નિર્વિકલ્પ સમાધિ વાળો મળે એવા નિર્વિકલ્પ સમાધિ વાળા ભેળા કરો હોય મળે એ તો પછીની વાત છે એમાંથી એકાદ કે એવા થોડાક સમર્થ પુરુષ નીકળે જે બીજાને સમાધિ કરાવી શકે કે જે બીજાને સમાધિ કરાવે અને બીજાને સમાધિ કરાવે તો પણ જિંદગી દરમિયાન એકાદ બે જણાને એકાદ બે પ્રસંગે પોતાના સામર્થ્યથી એને સમાધિ દશા પમાડે અને એ પણ સામો સુપાત્ર હોય સાધક હોય એને જ પમાડી શકે અને એ પણ સ્પર્શથી કા એના આગના ચક્રમાં સ્પર્શ કરશે કા એના હૃદય ઉપર સ્પર્શ કરશે ત્યારે પેલાને સમાધિની દશા પ્રાપ્ત થાય આ વાત મેં એટલા માટે કહી કે અનેક લોકોને સમાધિ સહજમાં કરાવી શકે એવો નિર્વિકલ્પ સમાધિ સ્થિતિ વાળો ક્યાંય ઇતિહાસમાં મહાપુરુષ દેખાતો દેખાતો નથી હવે તમે પ્રમાણભૂત રીતે અને પ્રામાણિકપણે અને પ્રમાણભૂત ગ્રંથોનો સહજાનંદ સ્વામી વિશેના ચરિત્રોનો અભ્યાસ કરો આ ઘણા લોકોને સહજાનંદ સ્વામી સમજાતા નથી એટલા માટે મેં આ વિસ્તાર કર્યો છે સૌ સમજે છે જેમ બીજા બધા સ્વામી લોકો એમાં સહજાનંદ સ્વામી પણ એક મહાપુરુષ છે પ્રમાણભૂત રૂપે ગ્રંથ છે તેમાં વાંચો અને પ્રામાણિક વૃત્તિથી વાંચો અને અભ્યાસ કરો તો સહજાનંદ સ્વામી એટલે શ્રીજી મહારાજ શ્રીજી મહારાજે અનેકો અનેકને સમાધિ દશા પ્રાપ્ત કરાવી બાળ યુવાન વૃદ્ધ નર નારી બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શુદ્ર સુપાત્ર કુપાત્ર સાત્વિક રાજસી તામસી મલિન દુર્જન હિન્દુ મુસ્લિમ ઈસાઈ બધાને સમાધિ અનેક એ આપણે જાણીએ છીએ આપણે જે ચરિત્રનો અભ્યાસ કર્યો છે અને પરંપરાથી જે છેક સુધી જે આપણે અનુભવતા આવ્યા છીએ એટલે આ કઈ દંતકથા નથી અનેકને સમાધિની દશામાં સહજાનંદ સ્વામીએ પહોંચાડ્યા હતા અને એ સ્પર્શથી એક પણ નહીં દ્રષ્ટિ માત્રથી કોઈને સ્પર્શ કરીને સહજાનંદ સ્વામીએ સમાધિની દશામાં મૂક્યો હોય એવો ઇતિહાસ નથી દર્શન માત્રથી દ્રષ્ટિ માત્રથી ચપટી માત્રથી ચાખડીના અવાજથી લાકડીના છેડા અડાડવા માત્રથી સમાધિ દશા પમાડતા એ લાકડી એ ચાખડીઓ આજે પણ મોજૂદ છે દર્શનોના સ્થાનોમાં કે જેમાં ઘૂઘરીઓના ગમકાર માંગરોળની બજારમાં થતા અને ટપોટપ વાણિયાઓ દુકાન બંધ કરી દેતા ડરતા ઓળખાતું નહીં એટલે અને સમાધિની દશા થઈ પોતે કરાવતા એટલું નહીં બીજાને સામર્થ્ય આપતા સંતો હોય ભક્તો હોય ભાઈ ગામડે જવું છે મહારાજ અમને ત્યાં સત્સંગ કરાવતા આવડે ને અમે ભણ્યા નથી મહારાજ કે લ્યો આ રૂમાલ લઈ જા આ બે રૂમાલ રાખો આ લીલો અને લાલ આ લીલો રૂમાલ અડાડશો કે દેખાડશો એટલે સમાધિ થશે અને લાલ રૂમાલ અડાડશો એટલે સમાધિ ઉતરી જશે અને સમાધિમાં એને જે નિરખવું છે બધું નિરખી લેશે તમારે કાંઈ કેવું નહીં પડે અને એવા સેંકડો લોકો આવી રીતે ભગવાન સહજાનંદ સ્વામીના એ વખતે અનુયાયીઓ થયા હતા અને એની પરંપરામાં આજે પણ સત્સંગ છે એટલે કઈ જૂઠ નથી લાકડી આપે લીલો છેડો અડાડો સમાધિ થાય લાલ છેલ્લો અડાડો સમાધિ ઉતરી જાય એની ક્યાં વાત કરો છો ભાઈ શેખજીને દાઢીમાં ઐશ્વર્ય આપ્યું સિંધ દેશના શેઠજી શેખજી મુસલમાન વડોદરામાં ગાયકવાડ સરકારમાં પોલીસ અફસરની નોકરી કરે અને ગોપાળાનંદ સ્વામીનો એવો અમોઘ પ્રતાપ વડોદરામાં છાયો કે સયાજીરાવ સુધી પણ મહારાજની સુગંધ પહોંચી વડોદરામાં સવારી નીકળી મહારાજને રાજમહેલમાં પધરાવ્યા નારૂપંત નાના દિવાન જેવા એકાંતિક ભક્તો થયા એ બધા ચરિત્રો અને આ બધું જોઈને શેખજીને ભગવાનપણાનો નિશ્ચય થયો સહજાનંદ સ્વામીમાં મુસલમાન છે એકાંતિક ભક્ત થયા પણ એકવાર પ્રસંગ નીકળ્યો કે આપણે દેશ દેશાવરમાં સંતો બધે જાય છે પણ સિંધમાં કોઈ સત્સંગ કરાયો નથી શેખજી કે મહારાજ હું કરાવું એ તો મારું વતનનું ગામ પણ ભણે મહારાજ કે મને શું બોલતા આવડે એક તો હું જાતે મુસલમાન અને હિન્દુનું ધર્મનું મને ઊંડું જ્ઞાન ન હું તો પ્રભુ તમને ઓળખું કારણ કે ઐશ્વર્ય આપો જાઓ મહારાજ કે જાઓ તમને ઐશ્વર્ય આપ્યું તમારી દાઢી જોશે સમાધિ થશે જાઓ મિયા દાઢી રાખે તાલિબાન અને તમે બીજાના અંતઃકરણને વાંચી શકશો જાઓ શેખજી ઉપડ્યા કથા તો લાંબી છે પણ જ્યાં જાય ત્યાં બસ સામે બેસે કોઈ કે દેખો મેરી દાઢી દાઢી જુએ ત્યાં સમાધિ કઈ ઉપદેશ કરવો પડે પશુઓને સમાધિ પક્ષીઓને સમાધિ જળચરોને સમાધિ સરદારનું સરોવર કાઠી દરબારો સાથે મહારાજ પધાર્યા મહારાજ કે ચાલો સુરાખાચર ચાલો દરબારો આમાં નાહવું છે અરે મહારાજ ભણ્યા આમાં તો કે મગરાન મચ્છરાન બધા આટા મારે અમારો ટોટિયો પકડી લે મહારાજ કે ગભરાવમાં હલાવો અને મહારાજે દ્રષ્ટિ કરી તમામ મગરાઓ માછલાઓ કરચલાઓ કાચબાઓ સમાધિ દશામાં પાડતા અને બધા ચત્તાપાટ તરવામાં જો હાલો હવે કોઈને કાંઈ બીક નથી નાવ ત્યાં તો આકાશમાં સમળા આવી ગયા મીંડા ચક્કર મારવા સુરા ખાચર કે મહારાજ ભણે તમે આને હારી ઉજાણી કરાવી મહારાજ કે દરબાર જેને નાડી પ્રાણ ખેંચતા આવડે એને રક્ષણ કરતા પણ આવડે હે જળ ક્રીડા આનંદથી કરીને મહારાજે બહાર નીકળ્યા પછી ચપટી વગાડી બધા જ માછલાઓ મગરાઓ સચેતન થઈને વિહરવા માટે પોતે સમાધિ કરાવી બીજાને સમાધિનું ઐશ્વર્ય આપ્યું એ બીજા સંતો ભક્તો બીજાને સમાધિ કરાવી શકતા એવા ઐશ્વર્યવાન હતા આ સમાધિનું આપણને અનુભવ જોવા સાંભળવામાં ન રહ્યો ખાલી પચાસ વર્ષનો ગાળો પીડ્યો છે આજે નથી એ કબૂલ પણ ત્યાં સુધી તો આપણા ઘણા વડવાઓએ એ અનુભવ કર્યો છે ગુણાતીતાનંદ સ્વામી બીમાર થયા દેહ ત્યાગ કરવાની ઈચ્છા કરી કેવા ભક્તો હતા એક જ ખાલી હું નમૂના રૂપે જ કહું છું સહજાનંદ સ્વામીના જે ભક્તો છે એનું જે સામર્થ્ય છે એના ભક્તો આવા હોય તો ભગવાન કેવા છે ગુણાતીતાનંદ સ્વામી જુનાગઢમાં મહંત પદે મંદિરના સ્વામિનારાયણ મંદિર રાધારમણ દેવ જુનાગઢ દૂર આખા ગામ ક્યાં જુનાગઢ અને ક્યાં આખા પીપળાણા મેઘપુર એ બધા ગામ આખા ગામમાં લાડુમાં પીપળાણાના નરસિંહ મહેતાના દીકરી નિરાવરણ દ્રષ્ટિ અને સમાધિની દશા ક્યાં સાધનો હતા એક એક સામાન્ય મહિલાની દશા છે આ ત્યાં બેઠા બેઠા જુનાગઢમાં જુએ કે સ્વામી ઉદાસ થયા છે અને દેહત્યાગ કરીને અક્ષરવાસી થશે તો સત્સંગનું શું થશે સડસડાટ સમાધિ કરીને અક્ષરધામમાં મહારાજ પાસે પહોંચ્યા ધા નાખી અરે મહારાજ સ્વામીએ સંતો ને ભક્તોના આંબા સોરઠમાં રોપા છે તો એ રોપા છે હજી એ મોટા રોપડા છે એ આંબા થઈ જાય પછી સ્વામીને તમે લઈ જાઓ એવી દયા કરો રાખો ત્યાં સુધી નહીતર બગીચો ઉજળ થઈ જશે મહારાજ કે હા લાડુ અમે એમ રાખશું જાઓ અને ગુણાતીતાનંદ સ્વામી સાજા થયા એ ત્યાં જાણી ગયા કે આ પરાક્રમ લાડુ ડોશીનું છે આપણો ગુણાતીતાનંદ બાપ જેવા તેવા નહોતા વળી બીજી વખત સ્વામી ઉદાસ થઈને ઉપશમમાં જ ઉતરી ગયા કઈ ધ્યાન જ નહીં બિલકુલ ઉપશમ આંખો ખુલી હોય છતાં કઈ દેખે નહીં કાન ખુલ્લા તો સાંભળે નહીં કોઈ જમવાનું કહે તો કોઈ નજરમાં નહીં હે મહારાજ હે મહારાજ બસ એમ નામ ત્રણ દિવસ ત્રણ રાત નીકળી ગયા સભા મંડપમાં બેઠા દેશ દેશાવરમાં ખબર પડી ગયા કે સ્વામી આ વખતે રહેવાના નથી બધા જ ભક્તો દર્શને આવવા માંડ્યા જુનાગઢમાં માણસો ભેળું માંડ્યું થવા કે હવે સ્વામી રહેશે નહીં સંતોના મંડળ ગામડે ગયા હોય એ પણ પાછા ફરવા માંડ્યા સ્વામી પાસે પહોંચવા માટે ઉતાવળા માંગરોળમાં યોગેશ્વર દાસજી સ્વામી ગુણાતીતાનંદ સ્વામીના શિષ્ય એમને ખબર પડી એટલે સંત મંડળ સાથે માંગરોળથી જુનાગઢ જવા નીકળ્યા વચ્ચે આખા આવે ત્યાંથી મંડળ નીકળ્યું એટલે અહીંયા આખામાં લાડુમાં એ સરસ મજાની દૂધપાક પૂરી ભજીયા બધા બનાવી અને થાળ ઠાકોરજીનો તૈયાર રાખ્યો નિરાવરણ દર્શી સંતો આવે છે આખામાં મંદિરે આવ્યા એટલે તરત લાડુમાં એ કેવડાવ્યું કે સ્વામીને કહો થાળ તૈયાર કરાવડાવ્યો છે ઠાકોરજીને ધરાવી જમી અને પછી જુનાગઢ જાય એટલે યોગેશ્વર યોગેશ્વરદાસજી સ્વામીએ કીધું કે સ્વામી બીમાર છે એટલે અમે નિયમ લીધું છે કે સ્વામીનું દર્શન કરીને પછી જમવું અનજળ લેવું એટલે અમારાથી જમાશે નહીં લાડુમાએ એ માણસ સાથે પાછું કેવડાવ્યું કે સ્વામીને કહી દો કે પેલી વખતે સ્વામી બીમાર થયા હતા ત્યારે હું મહારાજને પ્રાર્થના કરી આવી છું અને આ વખતે પણ હું મહારાજને જઈને પ્રાર્થના કરી આવી છું કે સ્વામીને હમણાં લઈ જતા નહીં એટલે મહારાજ સ્વામીને અક્ષરધામમાં લઈ જશે નહીં સ્વામીનો દેહ પડશે નહીં તમે ભોજન કરી લ્યો સ્વામીને આજે સારું છે અને એક વાટકો ભરીને રાબ પીધી છે જુઓ તો ખરા યોગેશ્વરદાસજી બધા જાણતા હતા કે આ ડોશીનો કેવો પ્રભાવ છે ફાળ ધરાવ્યા જેમાં જુનાગઢ પહોંચ્યા બધી ખબર અંતર પૂછ્યા તો કે હા સ્વામીએ કાલે રાબ પીધી સારું છે બીજે દિવસે લાડુ ડોશીએ પોતાના બે દીકરા કાનજી અને મકનજી એને કીધું તમે સ્વામીના દર્શન કરી આવો સ્વામી હવે સ્વસ્થ હતા દંડવત કરી અને બીજા સંતો બેઠા હતા ભક્તો બેઠા હતા બે દીકરાઓ લાડુમાંના આખાથી આવ્યા અને દંડવત મીંડા કરવા એટલે ગુણાતીતાનંદ સ્વામી કે અમે મહારાજની પાસે જઈએ છીએ અક્ષરધામમાં સમાધિ દશામાં અમે તો કંઈ બોલતા નથી કે અમારે અહીંયા આવવું છે પણ ત્યાં જે બધા સંતો છે એ અમને એમ કહે છે સ્વામી હવે ક્યારે આવવું છે અમે કંઈ બોલતા નથી પણ આ આ છોકરાઓની માં આડી પડે છે અમે જો કહીએ તો મહારાજની આગળ આપણે આપણું વેણ રાખ્યું કહેવાય એટલે આપણે બોલાય નહીં અને આ ડોસ સીજાવા દેતી નથી પેલા છોકરા હા સ્વામી તારી માને કહી દેજે હવે જો આડી આવી તો સમાધિ ખેંચી લઈશ સમાધિનું સુખ નહીં આવવા દઉં લો બોલો છોકરાઓને ફાળ પડી સ્વામી નારાજ થઈ ગયા છે આવીને પોચાને બાને વાત કરી કે માં સ્વામીએ નારાજગી દર્શાવી છે અને એમ કીધું છે કે હવે જો લાડુ ડોસી આડી આવી તો એની સમાધિ ખેંચી લઈશ એટલે લાડુમાં કે દીકરા આપણા માટે આપણે કાંઈ કરતા નથી સત્સંગના હિત માટે આપણે મહારાજને પ્રાર્થના કરીએ છીએ સ્વામી તો મોટા પુરુષ છે સ્વતંત્ર છે એટલે એ તો જેમ ઈચ્છા આવે એમ બોલે આપણે એનું કંઈ દુઃખ લગાડાય નહીં પણ સત્સંગના હિત માટે આપણે મહારાજને પ્રાર્થના કરવી કરવી ને કરવી ભલે સ્વામીએ કીધું આ ગજબ ગજબનું જોશીભાઈ કરા થાય ત્રીજી વખત સ્વામી બીમાર થયા અને લાડુ ડોસી ઉપડ્યા મહારાજને પ્રાર્થના કરી પાછા આવ્યા પણ જુનાગઢમાં બેઠા બેઠા ગુણાતીતાનંદ સ્વામી સમાધિ ખેંચી લીધી અને લાડુ ડોસી અકળાણા હાય કે સ્વામી નારાજ થઈ ગયા હે છોકરાઓ કે હવે તો મારો સુખ વયું ગયું મારો જીવ બળે છે ભગવાનનું સુખ વયું ગયું અને સ્વામી નારાજ થઈ ગયા દોષી ઘાંઘા થઈ ગયા જાઓ દોડો જુનાગઢ જાઓ સ્વામીને પગે લાગો કોઈ બી હિસાબે સમજાવો મને એમ નહોતું કે સ્વામી આવું કરશે ત્યાં તો સાચે જ સ્વામીએ સમાધિ ખેંચી લીધી છોકરાઓ દોડતા એવા રડ્યા સ્વામીના પગમાં પીડ્યા સ્વામી મારી ડોશીએ કીધું છે માએ કીધું છે હવે તમને જરાય આડા નહીં આવે કૃપા કરીને સમાધિ પાછી આપો એનું દુઃખ અમારાથી જોવાતું નથી સ્વામી કે સારું સમાધિ થશે સમાધિ સ્ટાર્ટ આમાં પૂર્ણકામપણાની જે આપણે વાત આગળ કરતા હતા ત્યારે મહારાજે બોલ્યા છે કે તમે વિચારો કે આ શું મળ્યું છે તમને તમને કેવો વારસો મળ્યો છે તમે કેની ઉપાસના કરો છો તમને કોણ મળ્યું છે તમને કેવો સત્સંગ મળ્યો છે આ તો મળ્યું છે પણ બાળકના હાથમાં ચિંતામણી છે એ મહારાજે ચોવીસના વચનામૃતના અંત ભાગમાં કીધું લાડુમાં ને સમાધિ શરૂ થઈ પણ પછી આડા આવવાનું બંધ કર્યું થોડા વર્ષો સ્વામી જુનાગઢ દેશમાં ફર્યા અને પછી વિચાર કર્યો કે હવે દેહ છોડી દેવો છે હવે કોઈ આડું હવે એમ હતું નહીં અને જુનાગઢમાં નીકળ્યા બધાને કહ્યું કે લ્યો બધા સૌ છેલ્લી વારના દર્શન કરો હવે અમારે સત્સંગમાં ફરવું છે આવ્યા તો આવ્યા નક્કી કરીને નીકળી ગયા ખ્યાલ છે એ પ્રમાણે વંથલી ગયા કલ્યાણભાઈને મળ્યા કલ્યાણભાઈ રાજી થયા એકાંતિક ભક્ત કલ્યાણજી કલ્યાણભાઈ વંથલીના કેટલા કેટલાના ચરિત્રો કહીએ ગુણાતીતાનંદ સ્વામીએ કીધું કલ્યાણભાઈ દેહ છોડવો છે તમે રાજી અરે મા બાપ આવા આવા દર્શન આપો બાકી દેહ શું કામ છોડવા સત્સંગમાં બહુ જ જરૂર છે કાંઈ નહીં વંથળીથી નીકળી ગયા જાળિયા ગયા હીરાભાઈ ઠક્કર એકાંતિક ભક્ત મહારાજની ખૂબ સેવા અને માંદગીમાં એ બધો પ્રસંગ આપણે જાણીએ છીએ ગુણાતીતાનંદ સ્વામી કે હીરાભાઈ કે દેહ ત્યાગ કરવા આવ્યા છીએ તમે રાજી અરે મા બાપ આવા આવા દર્શન આપો ને શા માટે એવા સંકલ્પ કરો છો સારું નીકળી ગયા આવ્યા ઉપલેટા ઉપલેટામાં લાલાભાઈ સમાધિનિષ્ઠ લાલાભાઈ તો કે હા તો કે દેહ ત્યાગ કરવા આવ્યા છે તમે રાજી તો અહીંયા દેહ છોડીએ જાણે કેમ કપડા બદલવા હોય અને એવું જ છે એવા પુરુષોને માટે કંઈ નથી એવું આજે પણ હજી સત્સંગમાં એવા પ્રસંગો બને છે કે ડોક્ટર કહી દે બે દિવસમાં વયા જાય છે આ કે તમે ડોક્ટર સાહેબ રાજી રહ્યો રાજી રહ્યો હું એમ એકાદશી સિવાય નહીં જાઉં એકાદશી મને મહારાજ કહી ગયા છે આવતી એકાદશી હજી દસ દાડાની વાર છે હું ત્યારે જ શરીર મૂકીશ આજે બને છે આ સત્સંગમાં બને છે લાલાભાઈ ઉપલેટામાં ન ઈચ્છા દર્શાવી એટલે સ્વામી ત્યાંથી નીકળીને ગોંડલ આવ્યા અને ગોંડલમાં એ વખતે ભગવતસિંહ દરબાર નાના દીકરા પિતાજીનું અવસાન થઈ ગયેલું અને એના વારસનો ગરાસનો ગોંડલના રાજનો કેસ ગોંડલ ચાલે લંડન ચાલે રાજ ખાલસા કરવા માટે અને એ મૂંઝવતો પ્રશ્ન વાત તો આપણે ટૂંકમાં જ લીધી છે પણ ગોંડલ આવ્યા એટલે તરત રાજ દરબારમાં પધરામણી કરી વાત મૂંઝવતી હતી એ કહી સ્વામી કે લાવો ભગવતસિંહજીને નાના બાળક સ્વામીની પાસે મૂક્યા સ્વામી અંગૂઠો બોળી કુમકુમનો ચાંદલો કરીને બોલ્યા એ આ ગોંડલની ગાદીનું ટીલું હવે એને ત્રિલોકમાં કોઈ ફેરવે નહીં ભલે લંડનમાં કેસ હાલી રાખે આ તો એવા રાજા થશે એવા રાજા થશે કે એના બીજાને ધડા લેવા પડશે અને આપણે જોઈએ છે કે ભગવતસિંહ બાપુએ જે ગોંડલમાં રાજ કર્યા એવા કોઈ કરી શક્યા તો આ એક ભક્તોનું સામર્થ્ય ભગવાન થકી તો અનેકને ઐશ્વર્ય સમાધિ સહજાનંદ સ્વામીએ દ્રષ્ટિ માત્રથી આપી હતી એ પ્રમાણભૂત છે એ અહીંયા છે એટલે મેં રિપીટેશન કર્યું વચનામૃત ઓથેન્ટિક ગ્રંથ છે એમાં સ્વમુખે મહારાજ એમ કહે છે એટલે વચનો સાર્થક છે કે હમણાં અમે એક હરિભક્તને સમાધિ કરાવી કરાવતા તા નક્કી એમના મુખે થઈ ગયું વચનામૃતમાં બે ચાર ઠેકાણે છે પણ અહીંયા પોતે જ એમ બોલે છે કે હમણાં અમે એક હરિભક્તને સમાધિ કરાવી પાડવા માંડી અને કહ્યું કે હું બળું છું માટે સમાધિ સમાધિવાળાને પણ આત્મજ્ઞાનનું જરૂર પડે છે પછી અમે એને કહ્યું કે આ લાડકીબાઈ નામ અને ભાટનો દેહ તે તું નહીં ભાટ જ્ઞાતિ છે લાડકીબાઈ નામ છે મેઘપુરના વતની છે જાત કુજાત જોઈ નથી તો સ્વગત બોલ્યા છે એટલે સમાધિ કરાવતા પરંતુ આ કૃપા યોગ છે પોતાના કોઈ સાધનોનું તો બળ જ નથી બીજાના બળથી છે એની કૃપા થાય તો થાય તો આ કૃપા યોગ છે આજે એવી કૃપા કરે એવો કોઈ છે નહીં બરાબર છે સમાધિમાં મૂકે એવો કૃપા યોગ મળે એવું તો કોઈ દેખાતું નથી બીજી વાત અષ્ટાયોગની કઠણાઈ આપણે જોઈ લીધી તે થઈ શકે એમ નથી એટલે એ પણ કેન્સલ થયું કૃપા યોગ નથી અષ્ટાંગ યોગ થઈ શકે એમ નથી એટલે અહીંયા શ્રીજી મહારાજે બીજી વાત લીધી કે એવી જે સમાધિ થાય છે તેના બે ભેદ છે એક તો પ્રાણાયામે કરીને પ્રાણનો નિરોધ થાય છે તે ભેળો ચિત્તનો નિરોધ પણ થાય છે અને બીજો પ્રકાર એ છે જે ચિત્તને નિરોધે કરીને પ્રાણનો નિરોધ થાય છે તે ચિત્તનો નિરોધ ક્યારે થાય તો સર્વ ઠેકાણેથી વૃત્તિ તૂટીને એક ભગવાનને વિશે વૃત્તિ જોડાય ત્યારે ચિત્તનો નિરોધ થતા પ્રાણનો નિરોધ થાય અને સમાધિ થાય માટે જેની ચિત્તવૃત્તિ ભગવાનના સ્વરૂપમાં જોડાણી એને અષ્ટાંગ યોગ વગર સાધે સદાય બે વાત થઈ પ્રાણને નિરોધે કરીને ચિત્તનો નિરોધ અને સમાધિ ચિત્તને નિરોધે કરીને પ્રાણનો નિરોધ એક વત્તા એક બરાબર બે એનો અર્થ એ પણ થયો ને કે બે બરાબર એક વત્તા એક બે સરખું જ થાય પ્રાણને નિરોધે કરીને ચિત્તનો નિરોધ <clears throat> તો ચિત્તને નિરોધે કરીને પ્રાણનો નિરોધ ભગવાનના સ્વરૂપમાં જોડાવું એટલે અષ્ટાંગ યોગની વાત મૂકી દો સમાધિ કરવી છે તો ચિત્તનો નિરોધ યોગ ચિત્તવૃત્તિ નિરોધ ચિત્તનો નિરોધ કરો કેમ થાય તો ભગવાનના સ્વરૂપમાં ચિત્તવૃત્તિને જોડો આને ભગવાનના સ્વરૂપમાં ચિત્તવૃત્તિને જોડવું એનું નામ ભક્તિઓ બિલકુલ સરળ વાત આવી છે કારણ કે આમાં સ્થળનું બંધન નથી ગમે એટલો ઘોંઘાટ હોય તો પણ ભગવાનમાં વૃત્તિ રાખવામાં કોઈ આડું આવતું નથી સમયની કોઈ પાબંદી નથી જ્યારે તમને અનુકૂળ આવે ત્યારે વૃત્તિ જોડો સ્વાસ્થ્યની પણ કોઈ બંધન નથી શરીર ગમે તેવું ખખડી ગયું હોય ખાટલામાં સૂતા હો સાવ લાંબા થઈ ગયા હો તમે બેડ રીડન હો તોય પણ ચિત્તવૃત્તિ જોડવામાં કોઈ તકલીફ પડતી નથી એક સ્વામીજીને એક જણે પ્રશ્ન કરેલો જૂના વખતની વાત છે કે ભાઈ ભગવાનની મૂર્તિમાં વૃત્તિ કેમ જોડવી અવસ્થા થઈ ગઈ છે ત્યારે સ્વામીજીએ સરસ કીધું ભાઈ જો ભોજન કરવું હોય તો ભંડારે જવું પડે ચાલીને એમ ચિત્તવૃત્તિ જોડવા માટે ક્યાંય જવું પડે એવું નથી પથારીમાં સુતા સૂતા જોડાય એટલે સ્વાસ્થ્યની પણ કોઈ તકલીફ નથી બંધન નથી સાવધાનીની કોઈ જરૂર નથી વૃત્તિ તૂટી જાય તો બીજી વાર સાંધો કઈ પ્રાણ લોચે ચડી જાય એવું તો છે જ નહીં એટલે સાવધાનીની પણ કોઈ જરૂર નથી અષ્ટાંગ યોગમાં તો જો પડે તો રોગી થાય અને આ ભગવાનમાં વૃત્તિ જોડનારો હોય એનું પતન થાય નહીં કારણ કે ભગવાન સહાયમાં છે નને ભક્ત પ્રણશ્ય ભગવાનનો સહારો છે નુકસાની નથી અષ્ટાયોગ તો સાધતા છેવટે પહોંચો તો ફળ છે આમાં રોકડો હિસાબ છે જેટલું રાખો એટલો ફાયદો રોજનું પેમેન્ટ થાય વર્ષે દાડે પગાર બાંધ્યો હોય તો કેટલી મુશ્કેલી એ તો રોજનું જેટલું કરો રામ રૂપિયા રોક હે સાવધાનીની જરૂર નહીં સદગુરુની કૃપાની જરૂર ખરી પણ સતત સામીપ્યની જરૂર નથી અને સંન્યાસની તો બિલકુલ જરૂર નથી એવી જરૂર હોત તો તમે કોઈ અહીંયા આવત જ નહીં એની બિલકુલ જરૂર નથી કેટલો સરળ છે ભગવાનના સ્વરૂપમાં ચિત્તવૃત્તિને જોડ બસ પણ જોડવી એટલે શું એ સમજવાનું છે પાંચ દસ મિનિટ ભજન કરી લીધું બે પાંચ માળા કરી લીધી કલાક અડધો કલાક પૂજા કરી લીધી એટલે ચિત્તવૃત્તિ જોડાઈ ગઈ એવું નથી તો દ્રષ્ટાંત આપ્યું છે એક કુવા ઉપર વીસ કોષ ફરતા હોય કોષ જૂના જમાનાનો છે અત્યારે આપણે સમજો ને કોઈ મોટર મૂક્યો હોય સબમર્સિબલ પંપ મૂક્યા હોય એક કુવા ઉપર પાણી હોય તો પણ આપણે હોય તો જ મૂકવાય ને અત્યારે આપણે મૂકવા બેઠા છીએ વીસ તો પછી પાણી છે એમ ધારી જ લેવાનું ને આમાં કઈ એમાં ધારવામાં દુકાળ નથી પડતો વીસ ઓઇલ એન્જિન જોડ્યા હોય વીસ મોટર મૂકી હોય વીસ કોષ ફરતા હોય તો મહારાજ કે વીસે કોષનો પ્રવાહ જુદો જુદો જતો હોય તો એ પ્રવાહમાં બળ ન હોય રોકો તો રોકાઈ જાય પરંતુ વિષય કોષનો વિષય મોટરનો પાણીનો પ્રવાહ એક કરવામાં આવે તો મહારાજ કે બળવાન નદી જેવો પ્રવાહ થાય પછી એ કોઈનો હઠાવ્યો હઠે નહીં એવી બળવાન વૃત્તિ ભગવાનમાં જોડાય હઠાવી હઠે નહીં ત્યારે જોડાયા કહેવાય એવી બળવાન પ્રબળ વૃત્તિ ભગવાનમાં જોડાય તો સમાધિ આવે જ અનેક ભક્તો થયા કેવળ ભગવાનમાં વૃત્તિ જોડીને અષ્ટાંગીઓ ક્યાં સાધ્યા હતા જામનગર પાસે મોડા ગામના પૂર્વાશ્રમનું ગામ સચ્ચિદાનંદ સ્વામીનું દાજીભાઈ નામ ઘેર હતા ત્યારે મહારાજ પહેલી વાર ત્યાં મોડા પધાર્યા અને આ દાજીભાઈ મહારાજની મૂર્તિનું દર્શન કર્યું દર્શન માત્રથી શું થતું ચિત્તવૃત્તિ જોડાઈ ગઈ મહારાજ તો બીજે દિવસે ચાલ્યા પણ પાછળ પાછળ દોડે ઘરના બધા પકડી રાખે પણ હાથ ના રે સમજાવી કરીને ઘરમાં લાવીને પૂરી રાખ્યા ઘણી લાંબી કથા છે પરંતુ એક દર્શન માત્રથી વૃત્તિ જોડાઈ ગઈ મહારાજ તો ભૂજ પહોંચ્યા ખબર મળ્યા કે શ્રીજી મહારાજ ભૂજ છે તો પૂર્વાશ્રમમાં દાજીભાઈ સચ્ચિદાનંદ સ્વામી એટલે દાજીભાઈ પોતાને ગામડેથી કોઈને કહ્યા વગર નીકળી ગયા આડો દરિયો આવે નાવમાં બેસીને ભુજ પહોંચવા માટે નીકળ્યા નાવમાં બેઠા અને મહારાજની મૂર્તિનો લક્ષ્ય થયો સમાધિ થઈ ગઈ નાડી પ્રાણ લય થઈ ગઈ સમાધિ દશામાં નાડી ચાલે નહીં શ્વાસ ચાલે નહીં હૃદયના ધબકારા બંધ કાષ્ટવત શબવત થાય એને સમાધિ કહેવાય હ નાડી મળે નહીં હૃદય ધડકે નહીં શ્વાસ ચાલે નહીં શબ જેવું શબ જ થઈ જાય અને છતાં એ શબ ન હોય એ સમાધિ છે નહીં તો બધા ગુજરી ગયા એ બધા સમાધિ વાળા કહેવાય પણ ઉપર દ્રષ્ટિએ એક જ લાગે એટલે બધા જે નાવમાં સવાર થઈને બેઠેલા એમણે જોયું કે આ છોકરો મરી ગયો ક્યાંનો છે શું ખબર ત્યારે કઈ આવી થોડી કોમ્પ્યુટરની વ્યવસ્થા હતી ડેટા નીકળે બધો એટલે વિચાર કર્યો એ કાંઠે નાવ ઉતર્યું લાકડા લાવીને છોકરાનો અગ્નિ સંસ્કાર માટે પધરાવી દીધો હવે આ તો સમાધિસ્થ હતા ચિત્તા ઉપર ગોઠવા અગ્નિ લગાડવાની જ્યાં તૈયારી કરે ત્યાં જ દિવ્ય રૂપે ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થયા આ સચ્ચિદાનંદને થપાટ મારીને બેઠો કર્યો ઉઠ જાગી ગયા સમાધિ ઉતરી અરે મહારાજ તમે હા આ રસ્તે સીધો ચાલ્યો જ અમે ત્યાં બેઠા છીએ આ સળગાવા વાળા તો એ જોઈ રહ્યા એને દિવ્ય રૂપનું કઈ દર્શન થયું જ નહીં આ છોકરો અચાનક આગ લગાડવાનું થયું અને બેઠો થઈ ગયો એમાં અમુક જણા કે એ તો છે ને મૂર્છિત થઈ ગયો છે ઉતરી ગયો કે પણ સમાધિ દશા ચિત્તવૃત્તિ સંકેલાઈ જાય એટલે સમાધિ નૃસિંહાનંદ સ્વામીને મહારાજ કે ભણો ભાગવત ભણો હવે આજ્ઞા કરી એટલે શું કરે શિયાળાનો આવો સમય ઠંડી એ વખતે તો બહુ પડતી ને હવે તો બધી ઠંડી મોળી પડી ગઈ આટલી પડે છે તોય લોકો રાઈડ નાખે છે આ કઈ ઠંડી કહેવાય પેલા હું અમારા જમાનામાં ઠંડી પડતી હા હા શું દાંત કાઢો આમ હવારે ગા દોઈએ ને ગાય દોવા જઈએ ને તો સીધી કુલ્ફી નીકળતી એવી ઠંડી પડતી હવે તો ક્યાં એવી ઠંડી પડે છે સગડી કરેલી તાપણું કરેલું અને સ્વામી આમ ભાગવતનો વાંચન કરે વાંચતા વાંચતા મૂર્તિમાં વૃત્તિનો લક્ષ્ય થઈ ગયો નાડી પ્રાણ સંકેલાઈ ગયા ભાગવતની પોથી અગ્નિમાં પડી ગઈ આમને તો કઈ ખ્યાલ જ નહોતો સમાધિ અને જોયું રડ્યા અરે રે હવે મહારાજનો ઠપકો મળે શ્રીજી મહારાજ પાસે જઈને સવારે રડ્યા મહારાજ કે શું થયું મહારાજ આવું થયું મહારાજ કે સારું મૂકી દો ભણવા જેવું ભણી લીધું આપણે ભણી ઉતર્યા આખરે કરી કરીને આ જ કરવું છે કેવળ વૃત્તિ જોડવાથી આ દશા પ્રાપ્ત થતી પરંતુ આવી બળવાન વૃત્તિ થાય ક્યારે હવે જે મહત્વનું છે તે એ છે કે વૃત્તિ જોડાય એટલે થાય એ સામે આપણે એક્ઝામ્પલ મૂક્યા ચૈતન્ય મહાપ્રભુ વૃત્તિ જોડાતી જગન્નાથ મંદિરની ધજા જોઈને સમાધિ થઈ જતી જય શ્રી કૃષ્ણ બોલે સમાધિ થઈ જાય વૃત્તિ જોડાય છે રાધાની પ્રેમ સમાધિ છે અત્યંત વૃત્તિ જોડાય તો થાય પણ આવી વૃત્તિ વૃત્તિ થાય ક્યારે બળવાન વૃત્તિ થાય ક્યારે તો જેની વૃત્તિ નિર્વાસનિક થાય છે ત્યારે તેનું ચિત્ત છે તે ભગવાનના સ્વરૂપમાં જોડાય છે જેના ચિત્તમાં સંસારના સુખની વાસના હોય તેને તો શ્રોત્ર ઇન્દ્રિય દ્વારે અનંત જાતના જે શબ્દ તેને વિશે જુદી જુદી વૃત્તિ ફેલાઈ જાય છે બહુ ધ્યાનથી સાંભળજો તેમજ ત્વચા ઇન્દ્રિય દ્વારે હજારો જાતના જે શબ્દ હજારો જાતના જે સ્પર્શ તેને વિશે જુદી જુદી વૃત્તિ ફેલાઈ જાય છે તેમજ નેત્ર ઇન્દ્રિયની વૃત્તિ તે હજારો જાતના જે રૂપ તેને વિશે ફેલાઈ જાય છે તેમજ રસના ઇન્દ્રિયની વૃત્તિ તે હજારો જાતના જે રસ તેમાં ફેલાઈ જાય છે તેમજ નાસિકા ઇન્દ્રિયની વૃત્તિ તે અનંત જાતના જે ગંધ તેમાં ફેલાઈ જાય છે તેમજ કર્મ ઇન્દ્રિયોની વૃત્તિઓ પણ પોતપોતાના વિષયને વિશે હજારો પ્રકારે ફેલાઈ જાય છે એવી રીતે દશે ઇન્દ્રિયો દ્વારા એનું અંતઃકરણ છે તે હજારો પ્રકારે ફેલાઈ ગયું છે તે જ્યારે ચિત્ત તે ભગવાનનું જ ચિંતવન કરે મન તે ભગવાનનો જ ઘાટ ઘડે અને બુદ્ધિ તે ભગવાનના સ્વરૂપનો જ નિશ્ચય કરે અને અહંકાર તે હું આત્મા છું અને ભગવાનનો ભક્ત છું એવું જ અભિમાન ધરે ત્યારે એની એક વાસના થઈ જાણવી આંખ છે અનેક રૂપ જોવા તલખે છે હવે આપણો બધાનો વિચાર કરો સતત ઝંખ્યા કરે છે બે મિનિટ આંખ બંધ કરવી પોસાતી નથી આ માનસી પૂજા કરાવડાવે ને છોકરાઓને તો નિયમ અનુસાર કરવું પડે થાળ આવે ઘંટડી વાગે એટલે આંખો બંધ ઘંટડી વાગે એટલે આંખ ખુલ્લી પણ એ જો લાંબુ ચાલે તો આમ ત્રાહિયા ક્યાં અને ઘણા તો બોલે કે પૂજારી હુઈ ગયો વૃત્તિ સંકેલાતી નથી આંખ રૂપ જોવા માંગે છે કોઈ બી દેખાય એટલે તરત જોવા જંખે છે કાન કેટલું સાંભળવા માટે સતત તડપે આંખ રૂપ માગે છે કાન શબ્દ માગે છે ત્વચા સ્પર્શ માગે છે જીભના તો રસાસ્વાદની તો વાત જ નહીં ઘણાને સુગંધ આવે છે હા હવે આમાં કઈ રીતે વૃત્તિ જોડાય કડી કલોલ પાસે માથાસુર ગામ છે ત્યાં મહારાજ પધારેલા શ્રીજી મહારાજ સહજાનંદ સ્વામી તે એક હરિભક્ત એને ત્યાં મહારાજને ભોજનનો પ્રોગ્રામ નિયમ ત્યાં જમવા બેઠા જમતા તા જમવાને અંત આવ્યો એટલે પેલા હરિભક્ત એ મહારાજની પાસે પાણીને બદલે ઘીનું બોઘરડું મૂક્યું કહ્યું કે લ્યો મહારાજ ચડું કરો ભગત એવા પ્રેમી એ પાણીનો કોઈ ધડો ના રહ્યો અને ઘીનું બોગડું મૂકી દીધું લ્યો મહારાજ કરો ચડો એ જમાને સુખી લોકો ઘીના બોગડાઈ ઘરમાં રખડતા હોય તે મુકાણ હોય ને તો મૂકે શું અત્યારે કેટલીક ટોયલીમાં હોય બધું ઘણા નથી કેતા કે અમે એક ટબુડી દૂધ લાવી એમાંથી અમે ઘરમાં હાથ જણા દૂધે વાળું કરી એક ટબુડી માંથી અને પછી તોય તમારા ભાઈને તો હાંજે પાછો હુતે પેલા ચા પીવાની ટેવ એટલે એમાંથી ચા બનાવી અને વધે એને અમે પાછું મેળવી દઈ એની હવારે અમે છાશ કરી અને એમાં તોફાની આ બધા વાંદરા જેવા છોકરા ઈ જો ઈ ગોળીને હડફેટે ચડાવે તો આખા ઘરમાં રેલમ ઝેલમ ટબુડીમાંથી <clears throat> એટલે આ ઘીનું ભોગોળું મૂક્યું કે લો મહારાજ કરો ચડવું એટલે મહારાજ મહારાજ કે શું બોલ્યા શ્રીજી મહારાજ વેતા વગરના હોય સંસારમાં શું કામ રહેતા હશે કે વેતા વગરના સંસારમાં શું કામ રહેતા હશે બસ જમ્યા અને વિદાયનો પ્રસંગ થયો બધા જ વળાવા ગામના ગોંદરે આવ્યા મહારાજે બધાને એક પછી એક નામ લઈને વિદાય કર્યા પણ આ ભગતે વેણ પકડી લીધું મહારાજ મને કહે છે કે વેતો ન હોય એટલે ધડો ન હોય ભાન ન હોય તો સંસારમાં શું કામ રહેતા છે તો આપણે રહેવું નથી પાછળ ને પાછળ ચાલ્યા ગયા તે મહારાજે કઈ પાછું વળીને કીધું નહીં તમે પાછા વળો વડતાલ સુધી ચાલ્યા ગયા ત્યાં મહારાજ સભામાં બેજા ગયા એટલે તરત દંડવત કરીને કે મહારાજ મને સાધુ કરો અને આપની સેવામાં રાખો મહારાજ ઉભા થઈ કેમ ભગત એવો સંકલ્પ કર્યો અરે મહારાજ તમે કીધું ને કે વેતા ન હોય તો સંસારમાં હું કામ રહેતા હશે મહારાજ હવે તો મને કોઈ વેતો સંસારનો નથી એટલે મને કોઈ ભાન નથી બને તો બસ તમારી પાસે રહેવું છે મહારાજ કે ઓહો તમારી વૃત્તિઓ તો બહુ શાંત છે જાઓ અમે તમારું નામ શાંતાનંદ નામ રાખીએ છીએ આટલી વૃત્તિ પ્રશમન થયેલી કોની હોય કે વચન માત્રથી સંસાર શાંત થઈ જાય કે સંસાર હોય જ નહીં શાંતાનંદ નામ રાખ્યું જેવા નામ એવા જ ગુણ બોલ્યા મહારાજ શાંત વૃત્તિઓ હતી મૂર્તિમાં વૃત્તિ જોડાઈ જાય સમાધિ થઈ જાય તે જાણવા જેવી ભાઈ વાત એ છે કે દસ દસ પંદર પંદર દિવસ સુધી સમાધિ થઈ જાય આજે ઘણા લોકો આવું સાંભળે ને ત્યારે એમ બહુ બુદ્ધિ જેને ઓવર ચડી ગઈ હોય ને એ શું કે સ્વામિનારાયણ ભગવાનનું આ બધું લખ્યું છે ને એ વખતનું એ બધું નીરું ગપ્પું છે ગપ્પું નથી ભાઈ તમને કોઈ એવો ભેટો નથી ને એટલે તમારી જાણમાં આવતું નથી દસ દસ પંદર પંદર દિવસ સુધી સમાધિ કાષ્ટવત પડ્યા હવે ગામડે ફરવાનું હોય મુક્તાનંદ સ્વામીના મંડળમાં મહારાજે રાખેલા મુક્તાનંદ સ્વામી એક ગામથી બીજે ગામ વધે ફરવા જાય હવે આને સમાધિ થઈ જાય તો હવે જાવું ક્યાં આમને લઈ કેવી રીતે જવા પગે ચાલીને જવાનું તું વાહનની સગવડતા તો હતી નહીં હવે એક ગામમાં પંદર દી રોકાઈ રહેવું અને સમાધિ ઉતરે પાછા બીજે ગામ જાય ને વળી એકાદ ટાઈમ ભોજન કરે ન કરે પાછા સમાધિ થઈ જાય વળી બીજા પંદર દી ત્યાં બહુ મુશ્કેલી માંડી આવવા માંડ માંડ વડતાલ પહોંચાડ્યા ગોપાળાનંદ સ્વામી સમાધિનિષ્ઠ બીજાને પણ સમાધિ કરાવી જાણે મુક્તાનંદ સ્વામીએ કીધું સ્વામી આમને અહીંયા વડતાલમાં રાખો અથવા તો કાંઈક ઈલાજ કરો તો કે શું છે આવી રીતે થાય છે લઈ જાય ને ગામડે હોય તો એ તો દર્શન કરતા મંદિરમાં કોઈ જગ્યાએ ભક્તને ત્યાં હોય ધૂન કીર્તન થતા હોય સમાધિ હવે પંદર દી સુધી દસ દિવસ સુધી એનું કઈ ઠેકાણું નહીં શું કરવું સ્વામી કે એમ કરો આને સમાધિ ઘટાડવી છે આ જે વૃત્તિ ફેલાય છે ને એના ઉપર બહુ સરસ મજાનો આ જાણવા જેવો પ્રસંગ છે તમારે સમાધિ એની ઘટાડવી છે તો કે સ્વામી એમ તો કેમ કેવાય ઘટાડો સુખી છે સ્વામી કે પણ એ તો પોતાનું જ ખાલી સુખ લી એનો શું અર્થ સત્સંગમાં કામ આવવું જોઈએ ને તો સ્વામી તમારી મરજી તો કે જો એક ઉપાય કરો સમાધિમાંથી જાગે એટલે સારામાં સારું મજાનું બનાવી બનાવીને જમાડો એવું રસ મજાનો હા સરસ મજાનો શું બનાવશું કયો સમાધિમાંથી જાગે એટલે સારા સારા ભોજનો બનાવીને જલેબી જે ભાવે ગુલાબ જાંબુ નાન તેન જે ફાવતું હોય બધું નવી નવી બધી મેનુ બદલા કરે અને જમાડે આ થાળ આવી રીતે સજાઈને એમને ભોજન કરાવડે ને એટલે એ સમજી ગયા કે આ મને કોઈ આવી રીતે હું કોઈ સદગુરુ નથી અને આ મહારાજના બધા વર્તમાન છે નિયમ છે ને આવી રીતે મને કઈ જમાડવો એ ઠીક નથી પણ સમજી ગયા કે આમાં મુક્તાનંદ સ્વામીની ઈચ્છા કે ગોપાલાનંદ સ્વામીની ઈચ્છા મારી સમાધિ ઓછી કરવાનું છે અને વાતે સાચી જો આવી રીતે હું બીજાને ભારૂપ થતો હોઉં તો એ પણ ઠીક નહીં એટલે એમણે ભોજન સ્વીકારવા માંડ્યું અને ભોજન સ્વીકારતા સ્વીકારતા એમાં વૃત્તિ જોડી અને સમાધિ ઓછી થઈ ગઈ છેવટે એકથી બે દિવસની સમાધિ રહી કહેવાનું શું છે કે આટલી કક્ષા હોય આ તો સાવધાન હતા સ્વીકારત નહીં પણ એમ થયું કે સંતોની ઈચ્છા છે રામકૃષ્ણ પરમહંસનો કથામૃત વાંચજો એમના ગ્રંથો વાંચજો એમાં આ પ્રસંગ છે એટલે કોઈને એમ ન થાય કે આ સહજાનંદ સ્વામીના સંપ્રદાયમાં ગપ્પા હાંકે છે રામકૃષ્ણ પરમહંસ તો નિર્વિકલ્પ દશામાં વર્તતા પરંતુ એ સભા બેઠી હોય સત્સંગ ચાલતો હોય બ્રહ્મજ્ઞાનની વેદાંતની વાતો ચાલતી હોય પરંતુ રસોડામાં શારદામાં એ જો બટાટાવાળા બનાવે જલેબી બનાવે એની સુગંધ આવે સરસ રસોઈની વઘારનો સુગંધ આવે તો આ સભા ધૂન કીર્તન પ્રવચન કથા વેદાંતની વાત બ્રહ્મ જ્ઞાન બધું માર્યું ફરે બોલો રામકૃષ્ણ પરમ ઉભા થઈ જાય રસોડામાં જઈને દોડી જાય શું બનાવ્યું છે લાવ મારે જમવું છે અને જે હોય જમવા બેસી જાય આટલી સ્વાદની પ્રબળતા હવે બધા જે હોય બધા તો જૂના જ સત્સંગીઓ હોય એવું થોડું છે નવાઈ આવતા હોય ને આગંતુક એટલે લ્યો હમણાં તો કેવી વાતો કરતા હતા અને એક જરાક તળ્યાની સુગંધ આવી ત્યાં ભાગ્યા આટલું તો આપણને મોઢામાં પાણી નથી આવતું અને આ જોવો તો ખરા અને વળી પાછી બ્રહ્મની મોટી મોટી વાતો કરે છે ટીકા રોજ થાય સમય થાય એટલે તો રસોઈ તો બનાવવી જ પડે અને સુગંધ આવે એટલે રહી ના શકે એટલે એક દિવસે જમવા બેઠા તો વિવેકાનંદે અને શારદા દેવી માં શારદા આમના ધર્મપત્ની થાય રામકૃષ્ણ પરમહંસના એમણે બંનેએ ઠપકો આપ્યો કે પ્રભુ સારું નથી લાગતું આવી રીતે તમે સુગંધ આવે ને દોડી આવો તો લોકો ટીકા કરે છે જે સમજે છે એ તો તમારી સ્થિતિને અમે જાણીએ છીએ પણ બીજાઓને સારું નથી લાગતું આવી રીતે આવો જમવાનું ક્યાં ભાગી જવાનું છે તમારા માટે જ બનાવીએ છીએ વાતે સાચી તમારા માટે જ બનાવીએ છીએ કોના માટે બનાવીએ છીએ બનશે તમને જ જમાડવાનું છે છતાં આમ એકદમ દોટ મૂકો છો એ સારું નથી લાગતું ટીકા બહુ થાય છે કોળીઓ નીચે મૂકી દીધો રામકૃષ્ણ પરમંશ બોલ્યા કે વિવેક સાંભળો શારદા દેવીને કીધું તું સાંભળ મને આની જરાય લાલચ નથી તો હવે આ ખોળિયામાં આ પ્રાણ ટકી શકે એમ નથી આ દેહમાં આ પ્રાણ ટકાવા માટે મેં એક રસાસ્વાદનું દોરડું પકડી રાખ્યું છે જે દિવસે તમે રસોઈ કરો સુગંધ આવે અને આ રામકૃષ્ણ જમવા માટે દોડીને ન આવે એટલે સમજવું ત્રીજે દિવસે રામકૃષ્ણ નહીં હોય અને બન્યું પણ એવું જ જે દિવસે ન ઉઠ્યા તે દિવસે આખી સવારડી કારણ કે હવે આ રહેનાર નથી એટલે અમુક મહાપુરુષો પકડી રાખે છે પણ બહિર્વૃત્તિ થાય તો સમાધિની દશા તૂટે હવે આપણો તો કોઈ ઠેકાણો જ નથી હે આંખ શું શું નથી માગતું એક જ ઇન્દ્રિય ઉપર હોય તો વાંધો નહીં ને આ તો કેટલા આવજો ને એક ઘરે કેટલા સ્ટેશન વાગે જરીક આંખ ને રૂપ બતાવી જાય તો બોલ્યો કે ના ભોજન જોઈએ છે ભોજનનું જ્યાં ઠેકાણે પાડી તો કે ના રેડિયો સાંભળો રેડિયો મિર્ચી <laughs> રેડિયા બગડી જાય ને એ પછી બહુ માથાકૂટ કર્યો એક એક બબે સ્ટેશન વાગે ત્રણ ત્રણ સ્ટેશન વાગે હવે આપણે કેટલા પકડાય છે એક એક જોવો ને કે હું ચકરડું ફરે છે અને બગડી જાય ને બીજા બબે સ્ટેશન મિક્સ પકડવા માંડે ને પછી ભાઈ જો માથાકૂટ થાય એવી અમદાવાદ ઉપરથી યોગના ક્લાસ આવે અને રાજકોટ સ્ટેશન ઉપર મહિલા મંડળનો કાર્યક્રમ પ્રસારિત થાય રેડિયો બગડેલો એ પેલા ઘર જે બાય હતા ગૃહિણી એને ખબર નહીં કે બગડી ગયો છે હવે એમાં એને ચાલુ કર્યો અને રાજકોટનું સ્ટેશન પકડાણું એમાં મહિલા મંડળનો કાર્યક્રમ આજની વાનગી અને બૈરાઓ ચાલ્યા રે નહીં છાપામાંથી વાંચે મેગેઝીનમાંથી વાંચે જ્યાં સંભળાય જાય ત્યાંથી એ પછી સાંભળે લખે લખે એ પ્રમાણે બનાવે આજની વાનગી પતિદેવના ખિસ્સામાંથી પૈસાની રવાનગી કોઈને ખાવું હોય ખાય નહીં ઉકળે તો જાય એક બેને તો એવી કઢી બનાવી ભાઈ કઢી કઢી ના આવડે ઘણા નહીં ભલે અઢી રાડાની કહેવાય પણ આવડતું હોય તો જ આવડે કાઠિયાવાડી કઢી આવજો મારે ઘેર ગલા ધારી કઢી કરી છે કાઠિયાવાડી મારે ઘેરે આવજો બટકે ચડે એવી કઢી કહેવાય આ તો મોરના આહું જેવી લબક ડબક થતી હોય એ તે કઈ કઢી કહેવાય એકલી કઢી પી જાય માણસ ચાલી ગાવ દોડ્યો જાય એવી તાકાત આવવી જોઈએ અને બનતી અને બને છે લાવો હું બનાવી દઉં મને આવડે છે માસ્ટરી છે હું કરી સરસ મજાની બનાવીને ગુરુ મહારાજને જમાડતું મને આવડે છે હા એમ આવું ભોથો નથી કઈ તે એ બેને કઢી બનાવી ને એવી ભાઈ ખાટી બળા જેવી છાશ માંથી બનાવી છે ભોક મારે સોટલું ઊંચો થઈ જાય ઘરમાં કોઈએ ખાધી નહીં તે ઉકળે જઈને નાખી આવ્યા તે ગધેડા હોય એ ફંફોડતા ઉકેડે જ આવે તે ગધેડું હું તું હું તું એને એમ ક્યાંય બહુ મજાનો માલ છે એ હુંઘી ગયું તો પંદર દી સોસાયટીમાં ડોકાણું નહીં બોલો એને ઇન્ફ્લુએન્ઝા થઈ ગયો મગજનો તાવ ચડી ગયો તાવ એટલે આ પેલું રેડિયો ચાલુ કર્યો અને મહિલા મંડળ પકડાણું રાજકોટ સ્ટેશનનું આજની વાનગી ત્યાં તો કાગળ પેન લઈને બેસી ગયા જોજો ડખો થાય આજની વાનગી પૂરણપોળી પૂરણપોળી એટલે વેડમી સૌ પ્રથમ પૂરણ બનાવીને તૈયાર કરી લેવું ત્યાં સ્ટેશન બદલાણું હા એ તો યોગના ક્લાસ હાલતા હતા સૌ પહેલા પૂરણ બનાવીને તૈયાર કરી લેવું પછી ટટ્ટાર ઉભા રહીને બે હાથ ઊંચા કરવા પાછું સ્ટેશન બદલાણું ઘઉંના લોટની નાની નાની રોટલી વણીને તૈયાર કરી એમાં પૂરણ મૂકી અને સરા બરાબરનું બનાવી અને એને રોટલીને વણી લેવી અને પછી બંને હાથને ધરતી ઉપર ટેકવી નાકને ગોઠણ સ્પર્શ કરાવવાનો પ્રયાસ કરો પાછું બદલ્યું પછી રોટલીને શેકી લેવી અને જરૂર મુજબ ઘીમાં બોળી અને રાખી મૂકવી પછી ચત્તા પાટતી હોઈ જવું બગડેલા રેડિયા આ આપણો રેડિયો છે આ એરિયલ છે અને આ બધા સ્ટેશન જુદા જુદા પકડાય છે એટલે આવો ડખો થાય છે પીઠવા જાળમાં કરશન લુહારો એકાંતિક ભક્ત ભગવાન સ્વામિનારાયણ અઠંગ ઉપાસી એવી એને મહેમાન આવ્યા સાંજ પડી એટલે હવે ગામમાં ભવાઈ આવેલા રમવા એટલે ભગતે કીધું કે ભાઈ તમે છો મહેમાન અમે કોઈને કાંઈ બંધન ન નાખીએ અમને અમારો ધર્મ તમને તમારી રીતભાત પણ અમે સ્વામિનારાયણ સત્સંગી અમે પાળીએ છીએ અને અમને ક્યાંય રુચિ નથી ભાંડભવાય જોવા જતા નથી અને તમારે જવું હોય તો જો મારો છોકરો આવે ખાટલો નાખી દે ભેળો પાણીનો લોટો પીવાની બધી વ્યવસ્થા ગોદડા ગાદલા નખાવીને તમારી વ્યવસ્થા કરી દે તમે જોવા હોય તો કે તમે નહીં હાલો તો ભાઈ અમે નથી જોતા એટલી વાર ત્યાં આંખો તાણવી અને જાત જાતના નખરા કરવા અને આ નાચે એ બધું જોવું પાપ એના કરતા અમે ભાણા કરીએ તમારે જવું જોઈએ તો વ્યવસ્થા કરી દઉં પેલો તો ઓહો હલો તમે ન જાતા હોય તો અમે કઈ એવા હરેડ નથી અમે બધું પાળીએ તો પાળતા બહુ સારું નથી જવું તો ના નથી જવું સારું હજી વિચાર જો જવું હોય તો વ્યવસ્થા વ્યવસ્થા કરી દઉં તો કે ના રે ના તમારાથી રેવાય અમારાથી ન જવાય અમારાથી ન રેવાય અમારે નથી જવું સારું ખાટલા પાથરી દીધા મહેમાન હોઈ ગયા આ ભગત પછી નિયમ હોય એ પ્રમાણે એની ખડકીથી બંધ કરી હાકળ મારી તાળું મારી હોઈ ગયા અને ઓલા પપુડા શરૂ થયા પછી થયું ચાલુ અને કાન ચમક્યા અને એ તો ડબ્બા વગાડે ખબર છે પગ પેટી આવતી વાજા પેટી પગથી વાગે પણ એવી સીમાડાથી આળંગીને સંભળાય એવી હોય ને એમાં કઈ ને માઇક્રોફોન વાઇક્રોફોન ન જોઈ બહુ સરસ પેટી વાગતી હું બે ત્રણ વર્ષ પહેલા અહીંયા અમદાવાદમાં ગયો હતો એક જણા ત્યાં પગ પેટી હતી મને કે લઈ જાવ સ્વામી કે વાપરો ના એના તો ઘોડે ચડીને છાણા વીણતા હોય એવું લાગે આપણે નથી જોતું કઈ એ ભૂંગળા વાગ્યા ઓલા ના કાન ચમક્યા થયા ઉભા ધીમે થી હરકી ખડકી જાય ત્યાં તો તાળું હવે શું કરું વંડીએ ચડ્યા અને વંડીએ ચડીને ઓલી બાજુ વફાકો માર્યો એ વાગ્યું છે છોલાણું હોય પણ એ વાય ગયા મહેમાન ભવાયા જોવા હવે આવું થયું પછી પાછો આવે બારો બાર મહેમાન ઘર ભેગા સવારે ભગત ઉઠ્યા ત્યાં ખાટલો ખાલી એટલે અંદરથી ઉગે એને કોણ ફૂગે આ નહીં માથા વાળ રંગે ધોળા થઈ જાય ને પછી કાળા ગોદરેજ છાપ લગાડે પછી પીછ્યું લઈ લઈને મંડી પડે પણ ઓલું અંદરથી ધોળું ઉગે ઉપરથી કાળું એટલે પછી દાંડારામ મોટું થાય ને એટલે કાબર જીતરું દેખાય પછી આમ એમ અંદરથી વૃત્તિઓ સમન ન થઈ હોય તો ધ્યાન કેમ થાય વૃત્તિ જોડાય કેમ સેજ બેસીએ તો પુત્રમાં ધનમાં પત્નીમાં માનમાં પ્રતિષ્ઠામાં સ્વાદમાં અરે નાના નાના વસ્ત્રોની પહેરણ ઓઢણમાં સારા સારા મકાનોમાં સારા સારા પદાર્થોમાં અનંતની ચાહના ચિત્તમાં પડી છે તો એ ચિત્તવૃત્તિ ક્યાંથી સ્થિર થાય એટલા માટે શું જરૂર પડે નિર્વાસનિક થવા માટે વૈરાગ્ય બધેથી વૃત્તિ કોરી કરવા માટે વૈરાગ્ય થાય તો જ ચિત્તવૃત્તિ ભગવાનમાં જોડાય તો વૈરાગ્ય માટે આત્મનિષ્ઠા અને ભગવાનના મહાત્માનું જ્ઞાન જ જોઈએ જે આ પ્રારંભમાં મહારાજે પૂર્ણકામપણા માટે પણ કહ્યું છે અને સારંગપુરના પહેલા વચનામૃતમાં જિજ્ઞાસુ હોય તો વાંચી લેવું આત્મનિષ્ઠાથી શું થાય કે હું કોણ છું એનું ભાન થાય એટલે દેહમાંથી પછી એ છૂટો પડે ભોગથી છૂટો પડે ઇન્દ્રિયોથી છૂટો પડે કે ભાઈ મારું સ્વરૂપ આને સુખે કરીને સુખ્યો થાવ એવું નથી ભગવાનનો મહાત્મય સમજાય ત્યારે એને ખ્યાલ આવે કે ઓહો હો ભગવાનના સ્વરૂપમાં કેવું સુખ ભર્યું છે આ બે સ્વાદ આવે એટલે સંસાર છૂટી જાય હવે સમજો કે વૈરાગ્ય થયો એટલે ચિત્તવૃત્તિ ભગવાનની મૂર્તિમાં જોડાય ના હવે થોડુંક જ છે આત્મનિષ્ઠા અને ભગવાનના મહાત્માથી જ વૈરાગ્ય થયો અને એવો વૈરાગ્ય થયા પછી પણ ચિત્તવૃત્તિ ભગવાનમાં જોડાય એવું કોઈ તમને નિશ્ચિત નથી છૂટું પડી ગયું એ તો એને જોડવી પડે છૂટા પડ્યા પછી જોડવું પડે છોકરો સ્કૂલે નથી ગયો એનો મતલબ એવો થોડોક છે ઘરમાં જ છે ગમે ત્યાં ગયો છે એમ અહીંથી છૂટું પડી ગયું પણ ભગવાનમાં જોડાય જ એવું નથી તો અભ્યાસ જોઈએ એટલા માટે ગીતામાં પણ કહ્યું છે અભ્યાસે ન તું કોનતેય વૈરાગ્યણ ચ ગૃહ્યતે પાતંજલ યોગ દર્શનમાં પણ કીધું છે અભ્યાસ વૈરાગ્યાભામ તન નિરોધ બે જોઈએ હવે થોડુંક જ છે ધ્યાનથી સાંભળજો અને એ મારે ને તમારે જેટલું શક્ય બને એટલું આ પાછળનું છે એટલું આચરણમાં મૂકવાની જરૂર છે એટલા માટે કે સમાધિ થાય કે ન થાય એ તો ભગવાનની ઈચ્છા ઉપર નિર્ભર છે અને મહારાજ કે એ તો ભક્તની કચાસ પણ છે મધ્યનું આઠમું વચનામૃત કે સમાધિ બધાને થાય એવું નથી એ તો ઘણીવાર ભગવાનની ઈચ્છા પણ એ વિશે ન થાય અને મોટે ભાગે ભક્તની કચાશ પણ હોય કે ન થાય પરંતુ ચિત્તવૃત્તિને જોડવાનો અભ્યાસ ભગવાનના ભક્તએ કરવો જ જોઈએ કરવો જ જોઈએ ને કરવો જ જોઈએ એટલે અભ્યાસ જોઈએ તો અભ્યાસ શું છે મૂર્તિની સામે જોઈને ભગવાનની ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ જોડવાનો પ્રયાસ કરવો એ એટલો જ નથી એ પેલા ઇન્દ્રિયોને પણ કાબુમાં લેવા માટે પ્રયાસ કરવો પડે એમાં છ બાબત છે એ લક્ષ્યમાં લેવા જેવી છે યોગશાસ્ત્રમાં બતાવે છે કે જેણે ભગવાનમાં એ સમાધિની વાત કરે છે ચિત્તવૃત્તિ જોડવાની આપણે વાત કરીએ છીએ તો ચિત્તવૃત્તિ જેને ભગવાનની મૂર્તિમાં જોડવી હોય એમણે આ છ બાબત ઉપર ધ્યાન આપવું જ પડે હવે બોલો તમારે મારે સમાધિ નથી જોતી પણ ભગવાનમાં વૃત્તિ તો જોડવી છે તો આ છ બાબતને લક્ષ્યમાં રાખવી જ જોઈએ અત્યાહાર પ્રયાસશ્ચ પ્રજલ્પો નિયમગ્રહ જનસંગશ્ચ લૌલ્યમ ચ યોગો વિનશ્યતિ આ છ બાબતોથી યોગનો વિનાશ થાય છે એટલે કે ભક્તની ચિત્તવૃત્તિ છે એ ભગવાનના સ્વરૂપમાંથી તૂટી જાય છે જોડાતી નથી પેલી બાબત અત્યાહાર અત્યાહાર એટલે અતિ આહાર અતિ આહાર છોડવો ભર્યાભર ન કરાય ઘણા તો ફ્લોર મિલ જેવા હોય છે જયારે જો હવે તો નથી નીકળ્યું કાંઈ ન હોય તો ચ્યુઇંગમ ચાવ્યા કરે ચકલીના ટેટા જેવું નહીં હોતું ભોજનનો અતિરેક ટાળવો પડે ઘણા માની જ લીધું છે કે અમે ગ્રહસ્થ કહેવાય ને એટલે અમારે તો બધું જયારે દો ત્યારે હા આ તો પ્રસાદ કહેવાય કોઈ ના જ નહીં મોટે ભાગે કોઈ હરિભક્તો આમ ઇનકાર કરવા વાળો ઓછો મળશે લાવ અમારે તો ખવાય અમારે તો ભોગ ઈ શોભા અતિ આહાર ટાળે શું પણ ઘણા તો જમે જમે જમે જમે આહા હા એમ લાગે કોઠી તૂટશે એક ગણો ખાતા ખાતા પંક્તિમાં આડો પડી ગયો બોલો ખાતા ખાતા આડો પડી ગયો બીજા કે અલા ભાઈ આ તો બહુ જમી ગયો આ તો જીવ લોચો ચડી ગયો આ ગુજરી જાય છે હવે જમણવાર હોય લગ્ન હોય તો કોઈ એમાં વૈદરાજી હોય ને આવીને દોડીને એને તરત અમે ઘાટ કે બહુ ગજબ ખાઈ ગયો કે એટલે ઓલાને કે ભાઈ લે આલે આ એક ગોળી છે ને મડા મૂકીને ગળી જા એટલે ગેસ બધો બેસી જાય હેઠો એટલે તને સારું થઈ જાય ઓલો પીડ્યો પીડ્યો કે ગોળીની જગ્યા હોય તો તો એક લાડવો ન ખાઈ જાઉં હા ખરેખર એવા હોય છે ઘણાને ભજીયા બહુ ભાવે ભજીયા જમે જમે મેથીના ગોટા હા સરસ રાયપુર એટલા જમે એટલા જમે ગળા સુધી આંગળી નાખો તો ભજીયું નીકળે બોલો અતિ આહાર અને રસાસ્વાદ જેવી કોઈ બુરી ચીજ નથી તમે ગમે તેટલું ધ્યાનમાં બેઠા હો અને સ્વાદની લોલુપતા હોય અને ભલે આપણે રામકૃષ્ણ પરમહંસની વાત કરી પણ સુગંધ આવે હું જોઉં ને આ બધી રેકડીઓમાં જે બને છે ને તો ઘણા છોકરા અગાશી મેં કે શું કરો અરે પામ જોત ખરા હું મજાનું શાક વઘાર્યું છે કઈ હા તઈ આવું હોય હું ઊંઘી જોજો બહુ સરસ વૃત્તિ સ્થિર નથી રસાસ્વાદ છે એ ઇન્દ્રિયોને બહેકાવે એટલે ભોજનની માત્રા ઘટાડવી પડે એક અતિ આહાર છોડવો પડે બીજું પ્રયાસ એટલે અતિ પ્રવૃત્તિ છોડવી પડે અતિ પ્રવૃત્તિ રાત અને દી ઉઠો નથી ખૂતો નથી બસ પ્રવૃત્તિ પ્રવૃત્તિ પછી ગમે તે હોય અતિ પ્રવૃત્તિ ક્યારેય ભગવાનમાં વૃત્તિ જોડવા ન દે ચક્કર ચડી જાય કુંભારના ચાકડો જેમ ચડી ગયો હોય પછી એના ઉપર તમે મુઠી જુવારના દાણા નાખો તો દાણા ઉડી જાય જેમ ઘંટી ફેરવતા એના ઉપર દાણા પડી જાય એ દાણા ફેંકાઈ જાય એમ અતિ પ્રવૃત્તિના વેગ ચડે ગુણાતીતાનંદ સ્વામીની ની બધા પ્રવૃત્તિ તો કરતા મહારાજ પણ કરાવતા આપણા ગુરુ મહારાજ પ્રવૃત્તિ કરાવતા પ્રવૃત્તિ કરાવતા પણ એમાં વિરામ આવે ઇન્ટરવેલ પડે ગુણાતીતાનંદ સ્વામી તો એવી રીતે પ્રવૃત્તિ કરાવતા ગાયો ભેંસો જુનાગઢ મંદિરમાં સો સો દોઢસો દોઢસો ગાયો ભેંસોનું રહેતું પશુધન પાર્ષદો ભક્તો સંતો સાથે ક્યારેક પછી એલા વીડીઓ રાખી હોય વીડી ઘાસની વીડી એ વડાવીને પછી એના ખડકી રાખે સૂકવીને એટલે પશુઓને ચોમાસામાં બધે કામ લાગે એ વઢાવવા માટે ગુણાતીતાનંદ સ્વામી બધા સંતો હારે જાત પણ આમ દાંતડા લઈને બધા બેસે અને ગુણાતીતાનંદ સ્વામી હોય એ વાતું કરતા પણ એમ કરતા કરતા અમુક વઢાઈ રહ્યા એટલે સ્વામી તાળી વગાડે એક જણો બાજુમાં હોય એ તાળી વગાડે એટલે બધા દાંતડા મૂકી દે અને આમ ફરી જાય અને સ્વામી વાતો કરે વચનામૃત વંચા વાતો કરે પછી ફરીથી સ્વામી જે બોલાવે વળી પાછું વાઢવાનું ચાલ એ બધા સમજતા હતા કે અતિ પ્રવૃત્તિમાં ક્યારેય ભગવાન ભજાય એટલે તમે ગ્રહસ્થ હો એક ફેક્ટરી બીજી ફેક્ટરી ત્રીજી ફેક્ટરી હનુમાનજીના પૂંછડાની જેમ લાંબુ કરે જ જાય કરે જ જાય તો પછી એ ભાઈ ક્યારેય માળા કરવા કે માનસી પૂજા કરવા કે એ એ નવરો ન પડે પછી આપણે કહીએ ને તો કે શું કરીએ સ્વામીજી વ્યવહાર છે હવે અમે નહીં કરી કોણ કરશે અમારે તમારે જેવું થોડું છે બાવા થઈ ગયા એટલે તમે બધા બોલી શકો હવે અમારે હતા પછી છે હમણાં મારો હાળો આવ્યો છે એને ગોઠવી દેવો પડશે હમણાં ભાણીઓ આવ્યો છે એને ગોઠવી દેવું પડશે હમણાં કાકા છોકરા છોકરો એનો છોકરો આવ્યો છે એને ગોઠવું હવે ભાઈ તું એ બધું ગોઠવવામાં તું ઉપર ગોઠવાઈ જઈશ અને આ ક્યાં કોઈ જસ આપે છે ગમે તેટલું કરો તો કરવું જ જોઈએ માનવતાની રૂએ બધું કરવું જોઈએ પણ તૂટીને ન કરાય હમ નેકટાઈ તમે પહેરો છો ઘણા લોકો પહેરાય લાગે આમ હેન્ડસમ લાગે નેકટાઈ પહેરાય હા મારે નહીં તમને વાત કરું છું પણ એવી રીતે પહેરાય કે ગળે ટૂંપો ન આવે પહેરવાની કેમ મના છે પણ તમે આમ ઘેસી નાખો એ માથાકૂટ ને અતિ પ્રવૃત્તિ છોડવી પડે બાંધે મર્યાદા ત્રીજી બાબત પ્રજલ્પ અતિ બોલવું આટલે આ ભગવાનની કથા કરીએ છીએ અતિ પ્રજલ્પ ન કહેવાય વળી કે સૌથી પહેલા તમે જ ચાલુ કરો જેટલું બને એટલું ઓછું બોલું ઘણા તો બસ જાગે ત્યાંથી સ્વિચ ઓન થાય અને હુઈ જાય ત્યારે બંધ થાય કાંઈ ન હોય એકલા એકલા એ વાતું જ કર્યા જાડવાય રે વાતું કરે પથરાય રે વાતું કરે એકલા એકલા આમ વાતું કર્યા બંધ જ નથી પ્રજલ્પ મૌન રહેતા શીખવું ઓછું બોલો જરૂર પડે એટલું બોલો તો ચંચળતા ઇન્દ્રિયોની ટળે અને અંતર્વૃત્તિ થવાનો અભ્યાસ પ્રજલ્પ અતિ બોલવાનું છોડવું બીજી ચોથી વાત છે એ જરા તમને ચોથી બાબત છે નિયમ ગ્રહણ કરવાનો અતિ નિયમ ગ્રહણ સાધના ન કરવાથી બોલો જેને ચિત્તવૃત્તિ જોડવી છે ધ્યાનથી ખોટું ન શીખી જતા અતિ નિયમ ગ્રહણ કરીને બોઝરેશન ન બનવું છે કઈ રીતે જપ અનુષ્ઠાન આ તે બધું હોય એના તમે નિયમ ગ્રહણ કરી લ્યો તો અનુષ્ઠાનમાં સંખ્યા ઉપર ધ્યાન રજાય પણ વૃત્તિ ભગવાનમાં જોડવા ઉપર તાન છૂટી જાય કારણ કે લિમિટમાં પૂરું કરવું હોય એટલે પછી માળા એવી જાતી રમ રમાટી ગરમ થઈ જાય ઘણા એને ચાતુર્માસમાં ખાલી એકાવન કે અગિયાર માળા નીમ લીધું ને એમાં પછી પ્રવૃત્તિ દોડધામ કાંક થઈ ગયું પછી જે ફેરવા બેહે હાંજે મેર નો આવે તો કે ક્યાંય ગયો કે માળા ઉપર ખીજાવી એને ખબર છે ભાઈ તું મોડો પીડ્યો છે અમારે એક બાપાને મેં નજરે જોયેલા હો અહીંયા સાધુ આશ્રમ ના થાંભલે બેઠેલા બે હાથે માળા બે હાથે હું તો ચક્કરમ થઈ ગયો મેં કીધું હું બાપા શું કરો મને કે પણ શું કરવું તે મેં કીધું કા આ ચાતુર્માસ નું નીમ જાજુ લેવાઈ ગયું છે પૂરું નથી થતું એટલે સંખ્યા ઉપર વૃત્તિ જાય ને વૃત્તિ કોઈ દી સ્થિર ન થાય મૂર્તિમાં જેને વૃત્તિને સ્થિર કરવી છે એને સંખ્યા ઉપર ધ્યાન ન અપાય ગણતરી ઉપર ધ્યાન ન અપાય એવી જ રીતે દરેક નિયમો એવા જડબે સલાક ચોંટાડી દે કે જે સાધનામાં અવરોધ કરે માની લો મૌન હવે લઈ જ લીધું કે નહીં બોલવું એટલે નહીં જ બોલવું અને એવા પ્રસંગો બને તો એનું મૌન છે એ એને ટેન્શનમાં મૂકે મૌન એ છે જરૂરનું બોલવું બિનજરૂરી ન બોલવું એના જેવું કોઈ મૌનની મોટી વ્યાખ્યા નથી પણ એ મૌન કઈ ખાલી વાણીનું નહીં સાચું મૌન તો વિચારોનું મૌન છે કે જ્યાં માણસ અંદરથી વિચારોનું મૌન થઈ જાય નિયમ ગ્રહણ પાંચમું જનસંઘ જનસંપર્ક લોક સંપર્ક અતિ જનસંપર્ક સગા સંબંધીઓ ખૂટે જ નહીં એ ભગવાન ભજવા દે કેમ છો ને ક્યાં ગયા તા ભાઈ જ્યાં હોય નિરાત જ નહીં બોલો અને એની આખી હિસ્ટ્રી સંભળાવે અમારે તમને તો તમારે વ્યવહાર હોય એટલે બધા આવે હવે એને યારે ન બોલો તો કે લ્યો ઘેરે આવ્યા છે ને આંબુ નથી જોતા ડખો મોટો થઈ જાય એટલે તમારે તો જેટલી પળોજણ હશે એવી કદાચ બીજાને નહીં હોય પણ અમારે એવી જ હોય છે તો અમારી પાસે આવીને બે તમારે તો કદાચ લિમિટમાં હોય સગા સંબંધીઓ અમારે તો આઉટ ઓફ લિમિટ એક જાય બીજો બીજો ને ત્રીજો ત્રીજો ચોથો હાલ્યા જ કરે ક્યારેક ક્યારેક મારે હું હપડાઈ જાઉં ને એવી રીતે હું મારે વાંચવાનું બરાબર હોય કે આટલું કોઈ પુસ્તક આપ્યું હોય પૂરું કરીને દેવાનું તો હું લઈને બેઠો હોય આવીને બેસે જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ એનું ચાલુ કરે એટલે હું પછી એક કાન અહીં રાખીને એક અહીં રાખી તો મને શું કે ખબર આવો મારે બહુ અનુભવ થાય અમે માંડ માંડ તમને મળવા આવ્યા એટલી વાર તમે વાંચવાનું બંધ ન કરો બાકી આખો દી ધંધો હું જ તમારે અત્યારે તો મૂકો અમને ઘડી કેમ હોય કે સ્વામી પાસે બેહીએ આ કેસે તો સાંભળીને તમારી પાસે આવ્યા તમે અમારી સાંભળીને જ જોતા હવે હું કરવું ક્યાં જાઉં કોઠીમાં પડવું એવા એવા એવા હવે એને ખબર છે કે ભાઈ તું એક જઈશ હમણાં બીજું આવશે અતિજન સંપર્ક ક્યારેય ભગવાનમાં વૃત્તિ જોડાવા નથી અને છેલ્લું લૌલ્યમ એટલે ચંચળતા ઇન્દ્રિયોની તમામ ઇન્દ્રિયોની આંખની પગની હાથની દોડવાની ચાલવાની આ જે બધી ચંચળતા છે એને માણસે કાપવી પડે અતિ ચંચળતા હોય ઘણા બેઠા બેઠા બેઠા આમ આમ આમ એસકેએફ ને બેરિંગ મૂક્યા હોય એમ ડક ડક ડક ડક ડક ડક કર્યા જ કરે ભગવાન બુદ્ધ વાતો કરતા હતા અને સામે બિંબિસાર સાંભળતા હતા પણ એનો જમણા પગનો અંગૂઠો ડગડગ ડગડગ થતો તો ભગવાન બુદ્ધે પ્રવચન બંધ કરી દીધું એટલે બિંબિસારે કહ્યું કેમ મહારાજ કેમ બંધ કર્યું તો કે તમારો અંગૂઠો હલતો હતો તો કે મહારાજ હલતો છે તમને શું વાંધો પીડ્યો તો કે તમને ખબર નથી તો કે ના એ તો આખો હેલા કરતો હોય છે એમનો ભગવાન બુદ્ધ કે આ જ વાત ધ્યાનમાં લેવા જેવી છે કે તમારા જ અંગ અવયવો એ ચંચળ હોય છતાં તમને ખબર નથી આટલું બધું અભાનતામાં જીવન હોય એ ક્યારેય બ્રહ્મને પ્રાપ્ત ન થાય એટલે ચંચળતા છોડવી પડે નિરાતે બેસવું ઇન્દ્રિયોને શાંત રાખવી બિનજરૂરી આંખને ચંચળ ન થવા દેવી મહારાજે સારંગપુરના બીજા વચનાવતમાં શીખ્યું છે કે હાથની ચંચળતા હોય તો માળાનો દંડ આપવો હે સેવાનો દંડ આપવો એટલે ચંચળતા ટાળવી પડે આ છ બાબત ધ્યાનમાં રાખે ત્યાર પછી અભ્યાસ શરૂ કરવો પડે છ હોય અને વૈરાગ્ય હોય તોય ચિત્તવૃત્તિ ભગવાનમાં જોડાય જ એવું નિશ્ચિત નથી કારણ શું છે ઉપનિષદમાં સરસ વાત કહી છે પરાંચી ખાની વ્યતૃણ સ્વયંભૂ ઇન્દ્રિયો સ્વયંભૂ રીતે સ્રષ્ટાએ સ્વયંભૂ સ્રષ્ટાએ એવી રીતે ઇન્દ્રિયોનું સર્જન કર્યું છે કે જે બહારની તરફ જ ખુલે છે અને જગત પદાર્થોને પરાંગ પદાર્થોને જ જુએ છે સ્વને જોતી નથી આંખ કોને જુએ તમને જોવે બહાર જોવે પદાર્થ જોવે પણ પોતે પોતાને જુએ નહીં દરેક ઇન્દ્રિયો બહાર ખુલ્લે છે આ દરવાજા ખીડકીઓ એવી છે કે બહાર ખુલ્લે છે એટલે બહાર જ ભટકે અને બાર ભટકવાનો સ્વયં સ્વભાવ છે જન્મજાત સ્વભાવ છે હવે એને ઘરમાં વાળવી એ અભ્યાસ વગર થાય નહીં તમે જોયું જે બૈરાઓ ભણ્યા ગણ્યા ટીકા નથી પણ આ દાખલા માટે કહું છું અને નોકરીએ જતા થયા એને ઘરમાં રહેવું ગમે નહીં જે બહેનો નોકરીએ જતા થઈ ગયા અને બહાર ફરતા થઈ ગયા એને પછી ઘરમાં રહેવું અને ઘરકામ કરવું ફાવે નહીં કારણ કે બહાર બહાર ભટકતા શીખી ગયા અને બહારનું ફાવી ગયું હરવું ફરવું આ તે બધું એટલે ભાઈ એને ઘરમાં ગમે નહીં એમ આ ઇન્દ્રિયો છે એ એવી છે બહાર ફરતી થઈ ગઈ એટલે એને ઘરમાં રહેવું ગમે નહીં ઘણા છોકરા હોય ને સમજદાર હોય ત્રણ પ્રકારના છોકરા હોય એટલે વિદ્યાર્થીઓ હોય એક પોતે સમજીને અભ્યાસ કરવા બેસી જાય આમાં હોય ને આ બધા અમારે તો જાજા રહ્યા ને અમુક સમજીને જ ભાઈ આપણે અભ્યાસ કરવો જ જોઈએ ના કરીએ તો આપણને જ ખોટ છે એને કાંઈ કેવું જ ના પડે એ જ્ઞાની છે બીજો વર્ગ એવો છે કે એને કહેવું પડે ભાઈ બેસજો હવે પરીક્ષા આવે છે પણ એટલામાં સમજી જાય કે હા ભાઈ મારે કરવું પડે મને યાદી આપી હવે મારે બેસવું છે અને લાગી જાય ત્રીજો પ્રકાર એવો છે તમે એને કહો ને તોય ના બેસો પછી એને શું કરવું પડે એને હાથ પકડીને બેસાડો બેસ ઊંચો છો ને તો પછી હા આ ત્રીજો પ્રકાર એવો છે ઇન્દ્રિયોનો વિફરેલો એવો છે કે એ સીધી રીતે પોતાની રીતે તો સમજે એમ જ નથી તેમ કહો તો સમજે એમ નથી તો તો ક્યારનાનો બ્રહ્મરૂપ થઈ ગયો હોય એને હાથ પકડી પકડીને બેસાડવા પડે બેસો હમ બેસો અમે એક જગ્યાએ ગયા હતા તો મને કે સ્વામી અહીંયા આવો મેં કહ્યું શું છે મને કે મારી પાસે એક ચમત્કારિક રેડિયો છે પાછો રેડિયો આવ્યો છો મેં કીધું એટલે ચમત્કારિક રેડિયો તો હા મને કે આ રહ્યો હૂતો છે ને ખાટલામાં આમ હુડાવેલો મેં કીધું આ આવો કેવો આમાં શું ચમત્કાર છે મને કે આમ ઓન ઓફ ની સ્વિચ નથી મેં કીધું હાલે કેમ બસ બેઠો કરું ને ચાલુ મારે આમ કર્યો વાગ્યો મેં કીધું બંધ કરવું હોય તે હુડાઈ ગયો ખુઈ ગયો જોયું ચમત્કારિક રેડિયો છે બેઠો કરો એટલે વાગે હુડાઈ ગયો હોઈ જાય મને કે પણ એટલે સ્ટેશન મેળવવાનું ચકડું નથી હો છોકરા આળ વિતરા ખોઈ નાખે રેવા દેતા છે અમારા જણા મેં કીધું તો સ્ટેશન કેમ મેળો મને કે આ બાજુ થાપાટ મારું તો અમદાવાદ વાગે અહીંથી થપાટ મારું તો રાજકોટ પકડે પાછળથી ધુંબો મારું વિવિધ ભારતી પકડે ને આગળથી ધુંબો મારું તો બોમ્બે પકડે મને કે એમ આપણા મન બુદ્ધિ ચિત્ત અહંકાર ઇન્દ્રિયો સમેત એ એવા છે એને થપાટ મારે નહીં ત્યાં સુધી સ્ટેશન પકડે નહીં ભલે તમને એમ લાગતું હોય આ જરા અતિ પડતી વાત છે કદાચ કે આ વાતો નહીં હોય ધુંબા મારે સ્ટેશન બદલાય એવું એવું નથી પણ તમે ઘણી વાર નથી જોયું ઘણા એવા હોય આમ થપાટ મારો તો વાગવા માંડે એવા તો અનુભવ તો હશે થપાટ મારો સ્ટેશન પકડાય એમાં ઇન્દ્રિયોની વૃત્તિઓને થપાટ મારે ત્યારે જ અભ્યાસમાં લાગે એટલે અભ્યાસ કરવો પડે બેસવું પડે વૃત્તિને પાછી વાળવી પડે ભગવાનની મૂર્તિને ધારવી પડે અને એમાં વૃત્તિને સ્થિર કરવી પડે હવે એક બીજી વાત અંતિમ વાત છે પ્રાણને નિરોધે કરીને ચિત્તનો નિરોધ ચિત્તને નિરોધે કરીને પ્રાણનો નિરોધ બંનેને કંઈક સંબંધ તો હશે ને સંબંધ તો હશે ને જુઓ પેલા પ્રાણને સમજો બહુ મોટી આપણે યોગ સાધના નથી રહી એટલે ભાઈ આપણને ખબર નથી પ્રાણ પ્રાણાયામ સાધના કેટલી મૂલ્યવાન છે આપણે જે શ્વાસ લઈએ છીએ ને એ શ્વાસ પેલા સીધો ફેફસા ઉપર ક્રિયા કરે છે શ્વાસ પહેલી અસર ફેફસા ઉપર એટલે ફેફસા ક્રિયાન્વિત થાય છે ફેફસા કાર્યરત થાય એ હૃદયને કાર્યરત કરે છે હૃદય કાર્યરત થાય એ લોહીને કાર્યરત કરે છે લોહી કાર્યરત થાય એ મગજને લોહી પૂરું પાડીને કાર્યરત કરે છે એ મગજ કાર્યરત થાય એટલે આખા જ્ઞાન તંતુઓ જે છે એ નવ સિસ્ટમ છે એને કાર્યરત કરે છે અને એનાથી આખું શરીરનું માળખું ચાલે છે હવે જાણ બહાર જે કાર્ય થઈ રહ્યું છે એ કેટલું કામ કરે છે એ શ્વાસની આપણને ખબર નથી બીજી વાત ભૂખ લાગે છે તરસ લાગે છે બગાસ આવે છે આંખો મટકા મારે છે આળસ આવે છે એ બધું શું થાય છે પ્રાણથી થાય છે હમ પાંચ પ્રકારના પ્રાણ છે પાન અપાન સમાન વ્યાન અને ઉદાન એમાં પ્રાણ અને અપાન નાભી મૂળે એની ગ્રંથિ પડે છે એ ઉપરથી નાભી સુધી પ્રાણ નાભીથી નીચે અપાન એ બંને સમ રીતે વ્યવસ્થિત રીતે મળતા હોય તો વ્યવસ્થિત ભૂખ લાગે વ્યવસ્થિત મળમૂત્રના વિસર્જન થાય વ્યવસ્થિત તૃષા લાગે અને શરીરમાં ખોરાકનું બરાબર જઠ્ઠરમાં પાચન થાય બોલો એટલે એ જે પ્રાણ લઈએ છીએ એ પ્રાણ અપાન સાથે ટકરાય છે તો એના ઉપર જેટલું નિયમન એટલું જ ભૂખ તરસ આ તે બધી પ્રવૃત્તિઓ ઉપર નિયમન ત્રીજી વાત એનાથી ઝીણી બે નસકોરા છે આ જમણું આ ડાબું આ ઈડા કહેવાય નાડી આ પીગળા નાડી આ સૂર્ય નાડી છે આ ચંદ્ર નાડી છે પ્રાણાયામ જે કરવામાં આવે છે કેટલું કામ થાય છે એનાથી આપણું કેવી રીતે આ શરીરનું તંત્ર ચાલે છે આ ડાબો ભાગ છે મગજનો આ ભાગ ત્યાંથી પીગળા નાળી સૂર્ય એ વહે છે અહીંથી નીકળી અહીંયા ક્રોસ થઈ જાય છે તમે આઠડો છે ને આઠડો અંગ્રેજી બરાબર એમ એ કલ્પના કરજો અહીંથી સૂર્યનાળીનો પ્રવાસ શરૂ થઈને અહીંથી ક્રોસ કરી કરોડરજ્જુ જે છે એને આટી મારી આમ થઈ અહીંયા થઈ અહીંયા આવે ડાબે થઈ આંટો મારી આઠડો બનાવી પાછી અહીંયા આવે આ નાળી ઈડા નાળી અહીંથી પ્રવાહિત થઈ આમ જઈ કરોડરજ્જુના મૂળમાં મૂલાધાર ચક્રને આંટો મારી ત્યાંથી આવી આઠડો મારી અહીંયા અને એ જે ઉર્જા નાળીઓનો પ્રવાહ વહે છે એ ષટ ચક્રોને અસર કરે છે અને છયે છ ચક્રો છે એમાં કોઈ ભાવનાનું કેન્દ્ર છે કોઈ ઈચ્છાનું કેન્દ્ર છે કોઈ તૃષ્ણાનું કેન્દ્ર છે કોઈ પ્રેમનું કેન્દ્ર છે એને કાર્યાન્વિત કરે છે એટલે એ નાડી પ્રવાહો ઉપર જો નિયંત્રણ હોય તો ભાવના ઈચ્છા વાસના બધા ઉપર કંટ્રોલ આવે નહીતર એનાથી આખું શરીર અને આપણું જીવન એ ઈચ્છાઓ વાસનાઓ અને જે સ્ટ્રગલ છે એનાથી ચાલે છે એટલે અનિયંત્રિત છે એટલે જે પ્રાણની સાધના કરે છે પ્રાણાયામની સાધના કરે છે એને તમામ આ જે વૃત્તિઓ છે એના ઉપર કાબુ આવે છે અને શમન થાય છે વાસનાઓ ઈચ્છાઓ ચિત્તનું શમન કરો અથવા પ્રાણનું શમન કરો પ્રાણ સ્પંદિત થાય એટલે ચિત્ત સ્પંદિત થવા માંડે ચિત્ત જો સ્પંદિત થાય તો પ્રાણ સ્પંદિત થવા માંડે સાદી રીતે તમને કહું કે તમે ખૂબ દોડ્યા હો ત્યારે શ્વાસ ઝડપી હોય કે ધીમો ઝડપી ત્યારે વિચારોનો ફ્લો પણ ઝડપી હોય શ્વાસ વધ્યો એટલે ચિત્ત પણ બેકાબુ રાત્રે સુઈ જાઓ શ્વાસ ધીમો ચિત્ત સુષુપ્ત પ્રાણ ઉપર અસર થઈ દોડ્યા પ્રાણને દોડાયો ચિત્ત દોડવા માંડ્યું તમે બે ગાઉ દોડીને ધ્યાન કરી શકો અશક્ય છે ચિત્ત દોડે પ્રાણ દોડ્યો ચિત્ત દોડ્યું પ્રાણ મંદ પડ્યો ચિત્ત મંદ પડ્યું હવે ચિત્તની ઉપર ઘા કરીએ તો શું થાય અહીંયા તમે બેઠા છો અને તમને આવીને કોઈ ભયંકર સમાચાર આપે દુઃખપ્રદ નહીતર એકદમ શાંત છો ને પણ આવીને આઘાતજનક સમાચાર આપે એટલે ચિત્ત વિક્ષિપ્ત થઈ ગયું ચિત્ત ડોલ્યું શ્વાસોશ્વાસ વધી જાય નાડી વધી જાય હે અહીંયા બેઠા છીએ અહીંયા અત્યારે આપણે બિલકુલ શાંત છે ને કોઈ તકલીફ છે આંચકો આવે ભૂકંપનો તો ચિત્ત ડોલ્યું ચિત્ત ડોલ્યા ભેળો ધબકારા નાડીના ધાકા ધાક ધાકા ધાક ધકાક ધાક નહીતર એને આપણે કઈ વતાવ્યું છે ચિત્ત ઉપર આઘાત લાગ્યો પ્રાણ દોડવા માંડ્યો અને તમે ગમે તેટલા વિહવળ હો ફોન એવો આવ્યો હોય કે ઘરમાં ચોરી થઈ છે એટલે હવે શ્વાસ વધી ગયા છે ચિત્ત ચંચળ થઈ ગયું છે બરાબર ચિત્ત ઉપર આઘાત થયો એટલે પ્રાણ ચંચળ થઈ ગયો અને ધબકારા નાડીને શ્વાસો શ્વાસ હમાય નહીં શું કરવું પેલી યાર હમણાં ફોન હું કરું પણ એમાં કોઈ આવીને કે એ રોંગ નંબર હતો યાર હું તમારે ત્યાંથી જાઉં કશો વાંધો નથી હે શા હાશ કે તમે સારું કર્યું કીધું ચિત્ત શાંત થયું શ્વાસ શાંત એટલા માટે સીધો સાદો રસ્તો ભલે આપણે સીધું ચિત્તને જોડીએ એ માટે પણ સાદી વસ્તુ જે દેખાય છે એના ઉપર થોડો અભ્યાસ જરૂરી છે કે જો ચિત્ત આમ શાંત થતું હોય તો પ્રાણાયામની સાધના આવશ્યક છે શું કરવું જોઈએ થોડુંક અમુક સ્તુક કહીને પૂરું કરી દો એક સવારનો સમય હોય રાત્રિનો સમય હોય મનમાં સાત્વિક ભાવના હોય બરાબર તો આવી રીતે આસન વાળીને તટાર થોડા બેસીને સૌ પ્રથમ ભગવાનમાં મૂર્તિમાં વૃત્તિ જોડતા પહેલા પહેલા ઓમકારનો નાદ કરવો ત્રણ વાર ચાર વાર પાંચ વાર ઓમ ઓમ ઓમ એમ નહીં દીર્ઘ ઓ પણ આંખો બંધ કરીને હું અહીં કઈ તમને ઇન્ટ્રો નથી કરાવતો એટલે પણ એ આવી રીતે આમ બેસી જે રીતે ફાવે તે રીતે અને ઓમકારનો દીર્ઘ નાદ કરવો અને પાછો દીર્ઘ શ્વાસ ભરવો એવી રીતે ચાર પાંચ જે અનુકૂળતા હોય તે રીતે ઓમકાર કરવા ફાયદામંદ છે પણ એમાં બે પ્રકારની ભાવના કરી શકાય છે એક ઓમકારના ગુંજન સાથે હળવું થવા માટે ચિત્તવૃત્તિને એકદમ બિલકુલ ફોલી ફોફલી કરવા માટે ઓમકારનો નાદ જે ઉઠે છે આપણે ગાઈએ છીએ ગુંજીએ છીએ એને દૂર દૂર દૂર દૂર ક્ષિતિજમાં ફેલાઈ ગયો છે અને હું એને સાંભળું છું એવી ભાવના કરવા એટલે આખું બોડી મગજ એકદમ રિલેક્સેશન થઈ જાય એકદમ હળવું થઈ જાય તમે અભ્યાસ કરજો એકદમ તરત લૂઝ થવા માંડશે દૂર દૂર દૂર દૂર અવાજ સાંભળે છે મગજ ઉપર જે ટેન્શનના પડ લાગ્યા હોય છે એ એકદમ હળવા થઈ જાય વિખરાઈ જાય એવી રીતે થાય બીજો એમાં એવી પણ ભાવના કરી શકાય કે ઓમકારના નાદ સાથે મારું અસ્તિત્વ જે છે સ્થૂળ સૂક્ષ્મ શરીર સમેત એ અણુ અણુ થઈ અને વિખરાઈ જાય છે પૂરા બ્રહ્માંડમાં ઝીણું ઝીણું ઝીણું ઝીણું થઈને હું મટી જાઉં છું અને આખું જે આ બ્રહ્માંડ છે આખું જે મને ગગન ગોખ દેખાય છે એ સંપૂર્ણ મારું સ્વરૂપ છે આવો ભાવ લાવે એટલે તન મન હળવા થાય છે આ ઓમકારનું એટલું કર્યા પછી હવે દીર્ઘ શ્વાસ સીધા ટટાર બેસીને દીર્ઘ શ્વાસ ભરવાનો છેક નાભીના ભાગ સુધી અને પછી ધીમે ધીમે ધીમે ખાલી કરવા ધીમે ધીમે એમ નહીં સાધનાઓ ઘણી છે પ્રાણાયામની ઘણી સાધના છે ભાઈ દીર્ઘ શ્વાસ કેમ લેવાય એની પણ ઘણી સાધનાઓ છે પણ એ સાધનાઓ આપણે નથી જોડાવાનું આ ચિત્ત શાંત કરવાની સાધના બેસીને ઘણા હું પેલા કંઈક પગ ઊંચા રાખીને દીર્ઘ શ્વાસની બધી કરાવતા હોય છે એ આમાં નથી લાગુ કરવાની બેસવાનું તમે ન બેસી શકતા સુતા સુતા પણ આ બે વસ્તુ થઈ શકે છે ઓમકારના નાદરી અને દીર્ઘ શ્વાસની એટલે દીર્ઘ શ્વાસ લઈએ અને દીર્ઘ રીતે છોડીએ એમાં ભાવના કરી શકાય શ્વાસ છૂટે ત્યારે એવી ભાવના કરવાની કે મારી અંદરથી મલિનતા અપવિત્રતા દુરાચાર દુર્ગુણો બધા નીકળી નીકળીને બહાર જાય છે ફરીથી શ્વાસ લે ત્યારે પવિત્રતા મંગલતા સદગુણો શુભ વિચારો એ મારામાં ગ્રહણ થઈ રહ્યા છે આવી ભાવના લાવે આ એક એના માટે બીજો પણ રસ્તો છે દીર્ઘ શ્વાસ સાથે જો ગધાને ફાવટ આવે એવું નથી કેતો એટલે આ બેમાં બબે બબે બતાવી યાદ હોય તો યાદ રાખજો બેમાં મેં બબે બબે તમને વિધિ બતાવી છે એમાં એકા આ દીર્ઘ શ્વાસમાં દુર્ગુણો અને સદગુણોની નિકાલ અને સ્વીકાર પણ એની સાથે બીજી વાત એ ન ફાવે અથવા તો બંને કરી શકાય બેમાં બબે કરવામાં આમાં કોઈ તકલીફ નથી શ્વાસ મૂકીએ તો આ શ્વાસ અહીંથી શરૂ થયો આમ જાય એટલે આવી રીતે કલ્પના કરે અને કલ્પના એટલે શ્વાસ જાય જ છે જેટલો ખાલી કરવા માટે પેડુંને અંદર ખેંચવાનું એટલે બધું જ ખાલી થઈ જાય ખાલી થયો પણ શ્વાસ ગયો એ ગયો ગયો ગયો તો જેટલે સુધી આમ જાય એના કેન્દ્ર ઉપર મહારાજની મૂર્તિ મૂકવાની મૂર્તિ ત્યાં જ છે પછી ખેંચો શ્વાસ અંદર લ્યો એટલે મૂર્તિ પાછી અંદર આવે અંદર મસ્તકના રંધ્રમાં થઈ હૃદય આકાશમાં ઊંડી ઉતરતી છેક અપાન પાનની ગાંઠ પડે છે નાભી મૂલે ત્યાં મૂર્તિ સ્થિર થઈ જાય ત્યાં થોડી ક્ષણો જો ફાવે તો દર્શન કરી ફરી પાછું ત્યાંથી શ્વાસ મૂકવાનો જ છે એટલે મૂર્તિ ફરીથી ઉઠે અને ફરીથી મૂર્તિ બહાર નીકળી અને સામે જતા જતા જતા જતા જતા છેક ત્યાં અડી જાય આ શ્વાસોશ્વાસની મૂર્તિ ધારણની એક પ્રક્રિયા છે એમ કરવાથી ચિત્ત શાંત થાય ચિત્ત હળવું થાય વૃત્તિઓ શમન થાય અને ભગવાનની મૂર્તિમાં વૃત્તિ જોડે તો આ પ્રકારે ભગવાનની મૂર્તિમાં જોડાવું અને જોડાય તો આપોઆપ અષ્ટાંગ યોગ સિદ્ધ થાય છે ભક્તિ માર્ગનો આ એક સરળ માર્ગ છે એનો મહિમા એના વિધિ વિધાનો રાખવી જોઈતી અમુક બાબતો અને કરવો જોઈતો અભ્યાસ એનું આપણે આ વચનામૃતમાંથી જીવનને ઉપયોગી થાય એવી વિચારણા કરી છે અને એ રીતે વિચારણાની સાથે વિચારીને યાદ રાખવા જેવી ને કરવા જેવી બાબત છે એવી અપેક્ષા સાથે આ પચીસમું વચનામૃત આપણે પૂર્ણ કરીએ છીએ સહજાનંદ સ્વામી મહારાજ